જય સ્વામિનારાયણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદ ગોવિંદમ ભજ સંગત્વે એ શ્લોક ચાલે છે અને એમાંય સત્સંગથી નિસંગત્વમ એટલે અસંગતા એટલે કે અનાશક્તિ સંસારમાંથી સર્વમાંથી કઈ પ્રકારે થાય એની વાત ચાલે છે સત્સંગનો મહિમા સાંભળ્યો સત્સંગ કઈ રીતે કરવો એ સાંભળ્યું સત્સંગ મળ્યા પછી ગાફલ ન થઈએ એ આપણે સાંભળ્યું કે ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત संसारात अचिराद भवमुक्त સાધનો કરવાના છે સેન્દ્રિય માનસ દેવ દ્રક્ષસી નિજ હૃદયસ્થમ દેવ સત્સંગ અને ગુરુજનો મળ્યા પછી આળસ ન કરીએ ગાફલ ન થઈએ એ ખાસ જોવાનું છે મળ્યા પછી શું કરવું તો કે પ્રાણાયામમ પ્રત્યાહારમ નિત્યાનિત્ય વિવેક વિચારમ જાપ્ય સમેતમ સમાધિ વિધાનમ કુરુ અવધાનમ મહત અવધાનમ આ શ્લોક ચાલે છે શંકરાચાર્યજી કહે સાધુઓના સંગમાં પછી પ્રાણાયામ કરો પ્રત્યાહાર કરો નિત્ય અનિત્યનો વિવેક એનો વિચાર પ્રાપ્ત કરો જપ કરો અને સમાધિ સુધીની સાધના કરો પણ આ બધું કુરુ અવધાનમ કુરુ એટલે કરો અવધાનમ એટલે કાળજીપૂર્વક તોય સંતોષ ન થયો એટલે ફરીથી કહ્યું કુરુ અવધાનમ મહત અવધાનમ ખૂબ કાળજી રાખીને કરો ખૂબ કાળજી રાખીને કરો છૂટી ન જાય એનું ધ્યાન રાખો તો આપણી વાત છેલ્લે ગયા પ્રવચનમાં હતી પ્રાણાયામ આસન અને પ્રાણાયામની વાત સમાજમાં થાય છે અને એના ઘણા ક્લાસ પણ ચાલતા હોય છે આસન અને પ્રાણાયામ શીખવવા માટેના શિબિરો પણ થતી હોય છે પણ એ બધાનો મૂળ હેતુ શરીરને સારું રાખવા માટે નિરોગી રહે અને રોગ હોય તો ટળે એટલા માટે આસન અને પ્રાણાયામનો પ્રચાર છે એ સિવાય બીજું ક્યાંય કોઈ કંઈ શીખવામાં આવતું નથી અહીંયા જે પ્રાણાયામની વાત પ્રત્યાહારની વાત સમાધિ સુધીની વાત શંકરાચાર્યજી કરે છે એ શરીર નિરોગી રહે એટલા માટે નથી કરતા ભગવત પ્રાપ્તિ માટે વાત કરે છે આસન અને પ્રાણાયામ છે ને એ તો વચ્ચેથી ઉપાડેલો ટુકડો છે મૂળ તો યોગના આઠ પગથિયા છે યાદ રાખવા જેવા છે યમ નિયમ પ્રાણાયામ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ યમ નિયમ આસન પછી પ્રાણાયામની વાત આવે કોઈને બાગ બગીચામાં આંબાઓ રોપ્યા હોય જામફળી ચીકુડી રોપ્યા હોય મોટા વૃક્ષો હોય તો એ જે ઝાડ રોપ્યા છે એ કેરી માટે ચીકુ માટે જામફળ માટે છે કે છાંયડો મેળવવા માટે છે બોલો સરસ મજાના ફળ માટે છાંયો મળે છે એ તો બાય પ્રોડક્ટ છે આડ પેદાશ છે પણ કંઈ છાયા માટે કોઈ આંબા કેરી ચીકુ એના ઝાડ કોઈ વાવતું નથી એમ શરીર નિરોગી રહે એ તો બાય પ્રોડક્ટ છે આડ પેદાશ છે એક્સ્ટ્રા પેદાશ છે મૂળ છે વાત ફળ મેળવવાનું છે એ ભગવત પ્રાપ્તિ છે મોક્ષ છે સંસારમાંથી નિવૃત્ત થવા માટેની વાત છે તો યમ યમ છે પાંચ પ્રકારના સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તેય અને અપરિત પ્રાણાયામ શરૂ કરતા પહેલા આ બધું કરવું પડે સાચું બોલવું પડે સાચું જીવવું પડે અહિંસાનું પાલન કરવું પડે બ્રહ્મચર્ય પાળવું પડે ચોરી ક્યાંય કરાય નહીં કર ચોરી ટેક્સ ચોરી કામ ચોરી દિલ ચોરી કંઈ કરાય નહીં અને અપરિગ્રહ એટલે જોઈતું હોય એટલું રાખે બાકી સંગ્રહ ન કરે આ પાંચ મહાવ્રત છે કોઈ પણ ધર્મ હોય એનો પાયો અહીંથી હોય કોઈ ધર્મ એવી શરૂઆત કરી છે ભાઈ અમારી ધર્મની પેલી ઉપદેશની લાઈનો આ છે ખોટું બોલવું ખોટું કરવું ચોરી કરવી એવું છે કોઈ ધર્મમાં સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્થિના પરિગ્રહ એની વાત આવે એના પછી પાંચ નિયમ આવે શૌચ સંતોષ तप स्वाध्याय ईश्वर प्रणिधानी नियमाहा आ पांच नियम शौच पवित्रता नियम पूर्वक पाल शरीर ने मन ने बदी सतोष राखो बहु पैसा भोग माटे मानपान प्रतिष्ठा સારા સારા પદાર્થો માટે દોડાદોડી ન કરવી સંતોષ રાખો હા હજી પ્રાણાયામ તો વાર છે <laughs> પછી ત્રીજો નિયમ પૂરો કરવાનું તપ શરીરનો તપ કરવાનો દેહ દમન આહારમાં બધામાં શું કરવું એનું ત્રણ ટાણા જમે તેનો વાંધો નહીં પણ ઘણા ને તો ફ્લોર મિલ ની જેમ ચાલુ જ હોય શેરડીનો સિચોડો ક્યારેક બંધ થાય પણ આનું ભરડીક્યો ચાલુ જ હોય તમને ઘરે મળવા આવે તો ટેબલ ઉપર જે હોય મળે આમ ખાવા બહુ સરસ છે ભાભી બહુ સરસ છે આ તો સારું જોઈએ ને મૂક્યું હોય સારું જોઈએ ને તપ કરવું પડે તપ વગર સિદ્ધિ નહીં તો પવિત્રતા રાખવાની સંતોષ રાખવાનો તપ કરવાનું અને નિયમપૂર્વક સ્વાધ્યાય કરવાનો સત્શાસ્ત્રોનું શ્રવણ કરવું મનન કરવું અધ્યયન કરવું પઠન પાઠન કરવું ધર્મગ્રંથો સ્વાધ્યાય કરવા અને પાંચમું ઈશ્વરનું પ્રણિધાન એટલે એની ઉપાસના કરવાની પૂજન અર્ચન સ્તુતિ નામ સ્મરણ એ આ નિયમપૂર્વક કરવાનું ત્યાર પછી ત્રીજું આસન ભગવત પ્રાપ્તિ માટે જે આસનો યોગ માર્ગમાં છે એ સુખપૂર્વક જે બેસી શકાય એવું આસન પલાઠી વાળવાની પદ્માસન સિદ્ધાસન જે ફાવે તે પણ સુખપૂર્વક બેસાય દીર્ઘકાળ સુધી પણ એવી રીતે બેસવાનું ટટાર બેસવાનું અને આરસની પ્રતિમા જેમ બનાવીને મૂકી હોય બસ એમ બેસી જવા એમ આસન જીતવા શરીર હલે તો પ્રાણ હલે પ્રાણ હલે એટલે મન હલે એટલે જેટલું શરીર સ્થિર એટલું મન સાધનામાં સ્થિર બીજા જે આસનો કરાવવામાં આવે છે એ સારું છે બિલકુલ બિનખર્ચાળ અને શરીરને માટે જરૂરી બધી જ વ્યાયામ પૂરી પાડે એવો સંપૂર્ણ વ્યાયામ બીજી કોઈ બાબતોમાં ન મળે એવું આ ઋષિઓનું સરસ મજાનું આયોજન છે પણ પાછું સ્થિર તો એક આસનમાં જ થવું પડે કારણ કે ધ્યાન ધારણા સુધી જવાનું ને ત્યાં કઈ મયુરાસન કે હલ્લાસન કરતા કરતા ધ્યાન ના થાય શલભાસન કરતા કરતા કઈ ભુજંગાસન કરતા કરતા પશ્ચિમોત્તાનાસન કરતા કરતા ધ્યાન ન થાય ક્યાંક શ્વાસની આંટી ચડી જાય એટલે સુખાનંદ સુખાસનમાં બેસવા ત્યાર પછી આવે પ્રાણાયામ પ્રાણાયામ છે ને એ જાત જાતના શીતલી ને ભ્રામરી ને ભસ્ત્રિકા ને બધે જાત જાતના શીખવાડાય છે કપાળ ભાતી બધું મશીન મૂકી દીધા હોય ને આમ એવી રીતે બધા ચાલતા હોય જાત જાતનું કરતા હોય શરૂઆત કરતા હોય ને પાસે ન બેસાય એવા ફૂફાડા મારે ઉડાડે બધું તો આપણને ભરી મૂકે એ શુદ્ધિ જરૂર પણ અહીંયા જે યોગ માર્ગ છે એમાં ખાસ અનુલોમ વિલોમ નાડી શોધન પૂરક કુંભક રેચક આંતર બાહ્ય કુંભક એ બધા પ્રાણાયામની ખાસ જરૂર છે કારણ કે યોગ શાસ્ત્રમાં પ્રાણાયામનો હેતુ શ્વાસની ગતિનો ભંગ કરવો તે શું ગતિ છે શ્વાસની આપણે જનરલી બધા એક મિનિટમાં દસથી માંડીને અઢાર શ્વાસો શ્વાસ લઈએ છીએ ગીણ્યા છે ક્યારે એમ જ હાલે રાખે છે ને એક મિનિટમાં દસથી માંડીને અઢાર શ્વાસો શ્વાસ લઈએ એ યોગ સાધના કરવા વાળા એ પ્રાણાયામ કરીને કાબુ મેળવે ને મિનિટે એક શ્વાસ લે અને એક મિનિટ એમને બહાર રોકી રાખે વળી એક મિનિટે લે ને પાછું એક મિનિટ અંદર રોકી રાખે વળી એવી રીતે એના આખા બદલતા જાય <coughs> જેટલો રોક્યો હોય એટલો ડબલ રોકે બહાર એ બધું ઉલટું સુલટું છે એમ કરતા કરતા એ બહુ લાંબે સમયે શ્વાસ ગણી ગણીને લે અને એમ ધીમી ગતિ પાડતા પાડતા પછી સાવ સૂક્ષ્મ શ્વાસ કરી અને શ્વાસ અટકી જાય એટલે સમાધિ થઈ જાય અને કાં વયો જાય પણ સમાધિ થાય એટલે શ્વાસ બંધ થઈ જાય એને જ સમાધિ કહેવાય છતાંય સુસુમણામાં પાછું ચાલુ હોય એટલે શરીરને છ મહિના શું છ વર્ષ રાખો તો વિકૃત ન થાય શ્રીજી મહારાજ સમાધિ બધાને કરાવતા છ છ મહિના પીડ્યા રહેતા પણ સુસુમણામાં પ્રાણ પ્રવાહ જોડાઈ જાય બ્રહ્માંડ સાથે અને એટલું તમારી પકડમાં ના આવે પણ એટલે જ કહ્યું ને પચીસમાં વચનામૃતમાં અને બધા જાણે છે શ્વાસ પ્રાણને નિરોધે ચિત્તનો નિરોધ ને ચિત્તને નિરોધે પ્રાણનાથ એ સમાધિ યોગ શું છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ પછી ગમે તે રીતે કરો મનને સ્થગિત કરી દેવાનું છે પછી પ્રાણને સ્થગિત કરીને કરો કે મનને સ્થગિત એની સાધના કરીને કરો તો પ્રાણ અટકી જ જાય શ્વાસ અટકી જાય આ થયો પ્રાણાયામ પણ આ યોગ સાધના છે એટલે પ્રાણાયામથી મન શાંત થાય પણ પાછું ઉર્જાવાન પણ શરીર થાય અને મન થાય એટલે સાવચેત ન રાખીએ તો આપણે છેલ્લે કહેલું એમ વિકૃતિઓમાં ખેંચાઈ જાય એટલે જોજો ને તમે ઘણા યોગ સાધનાના ક્લાસ લેતા લેતા પછી પરણી જાય અને એની શિષ્યાઓ સાથે જ પરિણાના દાખલા તમને મળશે શિષ્યોમાં પછી અહોભાવ ભરાઈ ગયો હોય એટલે પછી ગુરુજી ગુરુજી કરી રાખે ચાલી રાખે એટલે ભગવત પ્રાપ્તિમાં પછી તરત પ્રત્યાહાર પ્રત્યાહાર કરો અને પ્રત્યાહાર બહુ અઘરો છે તપ થાય વ્રત થાય ચાંદ્રાયણ થાય એકાદશી થાય પણ પ્રત્યાહાર કરવો અઘરો છે સાચો યોગ શરૂ જ અહીંથી થાય છે પ્રત્યાહાર શું છે દસ ઇન્દ્રિયો જ્યાં દોડાદોડી કરે છે એના વિષયોમાં ત્યાં ત્યાંથી એને ખેંચી ખેંચીને અંતર સન્મુખ કરવી એનો આહાર છોડાવી દેવો એનું નામ પ્રત્યાહાર જે આહાર કરે છે એમાંથી પાછી વાળવી ઇન્દ્રિયોને દશેય ઇન્દ્રિયોને એનું નામ પ્રત્યાહાર જેવી રીતે સવારે ગોવાળ ગાયો લઈને ગાયોનું ઝુંડ લઈને ચરાવવા માટે નીકળે તમે દ્રશ્ય જોયું છે ભરવાડ ઘેટા બકરા લઈને નીકળે બધી ગાયો ને ઘેટા ને બકરા ને ભેંસો ને બધા ચરવા માટે ઉતાવળા હોય સવારે અને જ્યાં જ્યાં કુણું કુણું લીલું લીલું ઘાસ હોય ત્યાં દોટ મૂકતા હોય પણ સાંજ પડે એટલે બધા ગરબણી અને પછી ઉતાવળા ઉતાવળા એ ગાયો ભેંસો ઘેટા બકરા બધા ક્યાં ભાગતા હોય ઘર તરફ એ જે ગોવાળ સાંજે ગાયોને વાળીને ઘર તરફ આવે એ જે દ્રશ્ય છે એ જ પ્રત્યાહાર આ પાંચ ઇન્દ્રિયો દસ ઇન્દ્રિયો એ ગાયો છે ઇન્દ્રિયોને ગો કહેવામાં આવે છે ગો એટલે ગાય એને આવી રીતે પછી સંસારના ખેતરમાંથી પાછી વાળી વ્યવહારના ખેતરમાંથી પાછી વાળી અને અંતર સન્મુખ કરવી ઘરે લાવવી એનું નામ બોલો અઘરો કે નહીં સવારે ઉઠતાની સાથે જ આ ગાયો ચરવા નીકળી જાય છે આંખ ચરવા નીકળી જાય કાન ચરવા નીકળી જાય નાક ચરવા નીકળી જાય જીભ ચરવા નીકળી જાય પગ ચરવા નીકળી જાય હાથ ચરવા નીકળી જાય ત્વચા ચરવા નીકળી જાય સૌ સૌનો ખોરાક ખાવા માંડે આંખ તરત સારું સારું બધું જોવા માંડે નાક સારું સારું સૂંઘવા માંડે કાનને સારું સારું સાંભળવા જોઈએ જીભને સારું સારું ભોજન જોઈએ વળી સારું સારું જેવું તેવું ગમે તેવું મન ફાવે તેવું બોલવા જોઈએ પગને દોડાદોડી કરવી જોઈએ હાથને કાંઈ ન હોય તોય પછી આ નવરો ના રહે એ કાંઈક કરી જ રાખે અમારા ઘણા વર્ષો પહેલા છે ને રાજકોટમાં અમે હતા ને ત્યારે હરિભગત નામ નહીં દઉં પણ દર ત્રણ ચાર સેકન્ડ આમ કરે જ રાખે કદાચ કોઈને ખ્યાલ હોય તો નામ બોલાય નહીં જાહેરમાં પણ બસ એનું ચાલવું જ હોય હવે આ વિડીયોમાં જ દેખાય બાકી આને બોલાય કેમ આને મારે બોલવું કેમ શબ્દ હાલો બોલીએ શું વારે વારે આ એના કોલર ને કાટલો પકડી પકડી ઊંચો નીચો કરી પાછો મૂકી દે આ કાટલો કોલર પકડી શર્ટનો આમ ઊંચો નીચો કરી પાછો મૂકી દે કરીએ જ રાખે આ વાળા ગરડા હોય ડોસા હોય દાંત પડી ગયા પછી નહીં જીભ ફેરવી રાખો આપણને થાય કે થાકતા નહીં હોય ફેરવે જ રાખીએ આ મોબાઈલ બાજુ મૂકી રાખો તમારે કાંઈ કામ ન હોય ને તો પછી લઈને આમ ચાલુ કરી સ્વિચ ઓફ કરી અથવા કરે આમ કરે તેમ કરે એક મેસેજ વાંચેલા હોય એ ફરીથી વાંચે બંધ કરી પાછું મૂકી આ સ્વાભાવિક પ્રકૃતિ છે એમાંથી પાછા વાળ જરૂર પૂરતું બોલવું જરૂર પૂરતું જોવું જરૂર પૂરતું સૂંઘવું જરૂર પૂરતું ચાખવું જરૂર પૂરતું ચાલવું જરૂર પૂરતું ઊંઘવું જરૂર પૂરતું ખાવું આ થયો પ્રત્યાહાર અને જરૂર ન હોય એવું વધારે કરીએ છીએ આ તમે કાળુપુર મંદિરે દર્શને જાઓ અથવા તમે અહીંયા ગુરુકુળ મેમનગર આવો ફોર વ્હીલ ગાડીમાં તમે બેઠા હોય ડ્રાઈવર ચલાવતો હોય કે કોઈ તમારો છોકરો ચલાવતો હોય ત્યાંથી આવ્યા આવ્યા સુધી કશું કામ એવું છે વચ્ચે જોવું પડે દુકાનો બંધ છે ને કાંઈ ખરીદી નથી છતાંય તમે એમ કહો ત્યાં સુધી તમે આંખો બંધ રાખજો કોઈ રાખે બોર્ડ વાંચે જાય છેલ્લી બાકી કર્ણાવતી દાબેલી સાંવરિયાના ગોલા એવું જાત જાતનું બધું આવે રાખે જોયે રાખે pizza hut McDonald's Exide battery શ્રદ્ધાથી બેટરી નખાવાઈ ગયા ગાડીમાં એટલે કીધું એક સાઈડ આપો તો ના બે સાઈડ ની આપો ને આ બોર્ડ વાંચવાની કઈ જરૂર જ ખરી છે બહુ આ સમજવા જેવી વાત છે છતાંય બધા બોર્ડ વાંચે કદાચ હાલો તમારે જરૂર હોય અમારે સાધુને શું જરૂર હોય વાંચવાની દાબેલી પીઝા હટ આ તે કાંઈ જરૂર પણ છતાંય આપણે બધા બધું વાંચે જ રાખીએ કૂતરું નીકળે કૂતરું જોઈ રાખ્યું કોઈ લાકડી લઈને ગઈઢો નીકળે તેને જોઈ રાખ્યું જોઈએ જ રાખે પણ આંખ બંધ થાય નહીં આ સ્વભાવ પડી ગયા છે યાદ રાખજો વાસના કરતા સ્વભાવ ગુંડા વાસના ભજન કરવા દે સ્વભાવ ભજન કરવા ના દે સમજવા જેવું છે ભજનમાં બેસવા ન દે એ સ્વભાવ અને બેઠા પછી નડે એનું નામ વાસના ભજનમાં બેસવા ન દે એનું નામ સ્વભાવ અને બેઠા પછી નડે એનું નામ વાસના વાસનાને તમે ભજનમાં બેસો એમાં જરાય નડતર છે જ નહીં ઉલટાની વાસના ઘણી વાર ભજન કરાવે એને ક્યાંય મન મેળવો મેળ ન પડતો તો ઉલટાને માનતા રાખે ભજન કરે માળા કરે એક પગ ઉભો ઉભો રે પાઠ કરે જાત જાતના સ્તોત્ર ભળે ગણપતિને રીજાવે એ બધું ઘણું બધું કરે અને ભજન કરે વાસના વાળો ભજન કરે પણ સ્વભાવ છે ને એ ભજનમાં બેસવાના જ કારણ કે એ તમને કારણ વગરના દોડાવે ન જરૂર હોય આ છોકરાને વાંચવાનું હોય ને પરીક્ષાઓને આવતું હોય તોય પછી કાંઈ ન તરસ લાગે તો કે હાલો ને જરા આટો મારી એક કલાક પાણી પીવું ફ્રેશ થઈ આવું પછી આવું એ ફ્રેશ થવામાં બે કલાક જ નાખે ત્યાં એમ થાય એટલે હાંજ પડી ગઈ હવે નિરાતે રાતે વાંચ ત્યાં વળી આઈપીએલ શરૂ થાય બે પાંચ ઓવર જોઈ લઈએ તેમ આખી આખી જોઈ નાખે આ સ્વભાવ પણ વાસના શું ભજનમાં બેઠા અને મન ત્યાં ન રહેવા દે એનું નામ વાસના માળા આપે નામ જપાવે બધું વાસના કરાવે પણ મન ક્યાં લઈ જાય એને જ્યાં ચોંટ્યું છે ત્યાં એનું નામ વાસના એટલે આજે સ્વભાવ પડ્યા છે ઇન્દ્રિયોને ચરવાના અને કોઈ રીતે ધરાવવું નહીં બકરું ધરાય કોઈ દિવસ આખો દિવસ એને ખેતર ચરાવો ને ઘરે લાવો ઘાસ નાખો કુરડું કુરડું કુરડું ખાવા માટે ના જ નહીં એમ આ ઇન્દ્રિયો ધરાતી જ નથી એનો સ્વભાવ જ છે રખડવું નાનું છોકરું છે ને એ તમે એને શાંત બેસારો લે અને એની પાછળ કોઈ રીઝન ખરું એ કૂદે છે ઉછળે છે છેકડા મારે છે બાકડા ઉપર સોફા ઉપર તમારા માથા ઉપર ખભા ઉપર ગમે ત્યાં ચડી એનું કોઈ રીઝન કારણ કાંઈ ન હોય પણ એનો સ્વભાવ છે ચંચળતા કુદે જ રાખે એમાં ઇન્દ્રિયો દોડાદોડી કરે એ જ રાખે એને પાછી વાળીને અંતર સન્મુખ કરવી એનું નામ પ્રત્યાહાર અને બહુ સરસ એક જ લીટીમાં સહજાનંદ સ્વામી મધ્યના આઠમા વચનામૃતમાં કહ્યું દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન એને પોતપોતાના વિષયમાં જ્યાં ચોટે ત્યાંથી ખેંચીને બ્રહ્મ અગ્નિને વિશે હોમવા એનું નામ યોગ યજ્ઞ છે અને આવો યોગ યજ્ઞ એ અમારા સત્સંગીઓને અહરનિશ થઈ શકે આમાં કોઈ ખર્ચો જ નહીં આનો હોમ કરવાનો છે યુધિષ્ઠિર મહારાજને યક્ષએ પ્રશ્ન પૂછ્યો છો મહાભારતમાં પેલો છે ને યક્ષ પ્રસંગ ત્યારે એમાં એક આ પ્રશ્ન પૂછ્યો કે હોમવામાં દ્રવ્યો ઘણા છે પણ એમાં ઉત્તમ દ્રવ્ય કયું એટલે આપણે શું કે ઘી છે કોઈ ધૂપ છે જવ છે તલ છે એવું કઈ યુધિષ્ઠિર મહારાજ કે હોમ કરવાના દ્રવ્યોમાં શ્રેષ્ઠ દ્રવ્ય કોઈ હોય તો આપણું પોતાનું મન મનનો હોમ કરવા જેવો કોઈ મોટો શ્રેષ્ઠ યજ્ઞ નહીં હોમ હવન નહીં એનો હોમ કરવાનો છે એ યજ્ઞની વાત મધ્યના આઠમા માં બતાવી એ ખુલ્લી આંખે પણ થાય આપણે ગુંદાસરાના મૂળજી ભગત હોય આમ બેઠા આપણને એમ લાગે કે ચારે બાજુ આમ ખુલ્લી આંખે કંઈક જોવે છે પણ એ તો મૂર્તિને પાછી વાળીને જોતા બાકડે બેઠા હોય સાવ આપણને લાગે ખેડૂ છે નિરાત બેઠા છે પણ એ તો મૂર્તિ સિદ્ધ કરતા હોય આ થયો પ્રત્યાહાર જ્યાં જાય ત્યાંથી આંખને કાનને જીહવાને હાથને પગને એ બધી ઇન્દ્રિયોને સમેટવી અંતર્મુખ રાખવી એનું નામ પ્રત્યાહાર આ કઠણ ભાઈ આ કરનારા કેટલા મળે વ્રત તપ મળે ધારણા પારણા કરે બધું એકાદશી કરે એ બધું થાય આ સાધના કઠણ છે પણ સુખ આમાં જ છે અમૃતામાં છે પ્રત્યાહાર હવે આ થોડી વાત છે ને એ શાસ્ત્રીય થઈ પણ મને મારી રીતે જે સૂજે છે એ જો હું કહું તો પ્રત્યાહાર એટલે પોતાના ઘરની પોતે જાણકારી મેળવવી એનું નામ પ્રત્યાહાર આવું મને લાગ્યું શ્રીજી મહારાજે પણ પ્રથમના બત્રીસમાં વચનામૃતમાં કહ્યું કે આપણે ઘર ભૂલી ગયા છીએ ખીલે આવવું માળે આવવું અને ઘરે આવવું એની વાત કરીને ઘરે આવવું અને ઘરની જાણકારી મેળવવી એનું નામ પ્રત્યાહાર સમજવા કોશિશ કરજો બહુ જે ઘણા લોકો પૈસાવાળા સુખી માણસો હશે તમે જોજો એ ઘરે ઓછું રહે રખડપટ્ટીમાં જ જિંદગી હોય ઘરે ક્યારે આવે સુવા આવે અને સવારે વેલા પાછા નીકળી જાય ઘરે કોઈ પરિચય નહીં હોય અને ઘરની ચીજ વસ્તુઓની કોઈ જાણકારી નહીં અને ભોગવવાનો કોઈ સમય નહીં અરે એનાથી વિશેષ તમે તરત હાથ પાડશો ઘણા લોકોને પોતાના ભાઈઓ કરતા મિત્રોમાં વધારે પ્રેમ હોય પોતાના સંબંધીઓ કરતા મિત્રોના સંબંધીઓમાં વધારે હેતુ હોય પોતાની પત્ની કરતા બીજાનીમાં વધારે હેતુ હોય એટલે જ કઉ છું આ બધા છે ને બહાર ઘરથી બહાર ફરવાનું ફાવી ગયું છે અને ઘણાને ઘરના ભોજન કરતા હોટલના જ ભોજન ભાવે ઘરે મોઢું જ બગાડે ટેસ્ટી નથી ટેસ્ટી નથી ઈંટનો ભૂખો ખા ટેસ્ટી નથી હવે પેલામાં તો જાત જાતનું બધું એવું ઝેરી દ્રવ્યો નાખીને ચચરે એવું કરી નાખ્યું હોય એ જ ભાવે સાચું ને ઘરે ભાવે જ નહીં બોલો આપણી દશા આવી છે આપણને આપણા ઘરનું કંઈ ફાવતું જ નથી આતમ જ્યોત જે છે આપણું આતમ ઘર છે પરમાત્માનો જે ચરણ છે સ્વરૂપ છે ધામ છે એ બધું અંદર જ છે આપણા અહીંયામાં અનાહત જે છે ને એ અનાહત પ્રદેશ છે આ હૃદય પ્રદેશ છે એ અનાહત પ્રદેશ છે એમાં જ આપણી સમૃદ્ધિ છે આપણું ઘર છે પણ આપણે બહાર જ ફરીએ છીએ બહુ જ એકદમ શાંતિથી સાંભળ્યું બહાર જ ફરીએ છીએ અને આપણું જે ઘર છે અંતરનું ત્યાં આપણે ક્યારે આવીએ છીએ તમે બહુ ઈમાનદારી પૂર્વક બોલો શું આજ આવીએ છીએ આપણું ઘર છે હૃદય આકાશ અત્યારે આપણે ક્યાં બેઠા છીએ આપણે આત્મ સ્વરૂપ ખબર છે અત્યારે આપણે અહીંયા ભ્રકુટીમાં મધ્યમાં આપણો વાસ છે આ ઓફિસ છે આપણી નેત્ર અવસ્થા જાગ્રત અવસ્થા છે અત્યારે જીવ આ ઓફિસેથી કામ કરે છે નેત્ર અને ભ્રકુટી એની ઓફિસ છે જીવ અત્યારે અહીં છે અત્યારે હૃદયમાં ન હોય અને જેવા સુવા જઈએ એટલે તરત કંઠ પ્રદેશમાં આવે કંઠ પ્રદેશમાં આવે એટલે સ્વપ્ન થાય એટલે આ એક ઓફિસ છોડી અને આ બીજી ઓફિસમાં જવું વચ્ચે રસ્તામાં ત્યારે તમને ઘણાના અનુભવ છે રાત્રે આપણે સુવા જાય એક ઝાટકો આવે છે પછી બીજી સેકન્ડ આપણે સુઈ જઈએ એ ઝાટકો શેનો આવે છે ઓફિસ છોડી અને તાળું માર્યું ચાવી ખિસ્સામાં નાખી અને પછી કંઠમાંથી ચાલ્યો ત્યારે સ્વપ્ન આવે એટલે સ્વપ્ન હંમેશા સૂતી વખતે જાગતી વખતે બે જ વખતે આવે બાકી સ્વપ્ન આવે જ નહીં અને પછી આપણે હૃદયસ્થ થઈ જઈએ એટલે ઘોર સુસુપ્તિ બસ ઊંઘી ગયા પૂરું એ ઘરે આવ્યા શા માટે ઘરે આવ્યા સુવા માટે બીજો શું બાકી ક્યાં આવીએ જ છીએ જાણીને ક્યાં ઘરે આવ્યા કોઈ દિવસ શું આવીએ છે અને ઉઠીને તરત પાછા રવાના ઘરમાં આંટો જ મારતા નથી કે આપણા ઘરમાં શું છે ને આપણો બાપ છે આપણા સગા સંબંધીઓ મુક્તો સાધુઓ પુરુષો મુક્તાન સ્વામી બ્રહ્માન સ્વામી ગોપાળાન સ્વામી આવા બધા સત્પુરુષો મુક્તો અક્ષર બ્રહ્મ એની વચ્ચે પુરુષોત્તમ બિરાજમાન છે એમના ચરણ છે અખૂટ સુખનો સમૃદ્ધિનો ખજાનો છે પણ આપણે ઘેરે બાપાને ઘેરે સુવા જઈએ છીએ અને સવારે નીકળી જઈએ છીએ દેખંદારે કોઈ આદલમાં હે નિરખંદારે કોઈ આદલમાં પરખંદારે કોઈ આદલમાં જણણ જણણ જણ જણ જાલરી વા એ અનાહત પ્રદેશ છે અનાહત શા માટે કહેવાય છે આહત કર્યા વગર અવાજ ઉઠે એને અનાહત કહેવાય નગારામાં દાંડી પછાડો પછી જ અવાજ થાય ને આ અનાહત પ્રદેશ એવો છે કે વીણ ગુંજાયો ગુંજાવો જણણ જણણ જણ ચાલ રીવા સહજ ઓમકારનો પ્રણવનો નાદ ઉઠે છે ત્યાં આપણું બાપનું ઘર છે અને ત્યાં આપણા પિતા પરમ પિતા એમના મુક્તો ભક્તો જે આપણા સાચા સગા છે એની સાથે નિવાસ છે અનંત સમૃદ્ધિ છે એ આપણું ઘર છે પણ ઘરે અનાડી છોકરો ફક્ત સુવાજ આવે છે અને ઉઠીને તરત ખીચિયારો કરી અને ઘર છોડી નીકળી જાય છે માવતર એટલા દયાળુ છે શું આવવા દે છે બસ એ ઘરનો પરિચય લેવો એનું નામ પ્રત્યાહાર છે પિતાને ઓળખવા સંબંધીઓને ઓળખવા ઘરની સમૃદ્ધિને ઓળખવી બાપના સુખને ઓળખવું બાપને ઓળખવા બાપની મોટાઈને ઓળખવી એનું નામ પ્રત્યાહાર છે હજી જોડાવાની તો વાત જ નથી હજી તો ખાલી જાણવું અને જાણવા માટે ત્યાં રોકાવવું પડે પાછું ફરવું પડે એનું નામ પ્રત્યાહાર છે બીજું બધું જાણવામાં ઇન્દ્રિયો જે દોડાદોડી કરે છે એને પાછી વાળી અને પોતાના બાપની સમૃદ્ધિને જાણવા રોકાવું પોતાના ઘરની સમૃદ્ધિ માટે એને દોડાદોડી કરીને મહેનત કરવી એનું નામ પ્રત્યાહાર છે એ જ છે પ્રત્યાહાર સાચો પ્રત્યાહાર કરવા જેવું આ કામ છે પણ એ જ ચૂકી જવાય છે જો પોતાની પાસે જે હોય ને એ ચૂકી જવાય આપણું દુઃખ શું છે મોટા મોટું દુઃખ મળ્યું છે એને માણવું નહીં નથી મળ્યું એને ઝીંખ્યા કરવું મળ્યું છે એને માણવું નહીં અને નથી મળ્યું એને ઝીંખ્યા કરવું એટલે ભાઈ છે એમાં ધુબા કાઢ્યો ને તમારી પાસે સારામાં સારી ગાડી હોય તો કે મર્સિડીઝ તો નહીં ને તો જંખ્યા કરો બીજું શું કયો પાંચ કરોડ નો બંગલો હોય પણ કે તોય હજી આમ થોડોક નથી થોડોક ફેર રહી જાય એ જંખ્યા કરે સાચું બોલો એવી જંખનામાં જ પૂરું થાય છે અને એનું ક્યાંય નહીતર આમાં કેટલાય બેઠા છો કેટલાય વર્ષો પહેલા ભગવાને પ્રાર્થના કરતા એક સ્કૂટર દઈ દો ને બસ બસ એ સ્કૂટર માંથી સરસ મજાની પાંચ સાત દસ બાર પંદર લાખ ની ગાડી ફરતા હોય તો હજી એની આગળ જ દ્રષ્ટિ હોય પૂરું થાય જ નહીં એટલે નિયમોમાં લખ્યું સંતોષ નિયમ પૂરો રાખો આમ ન થાય સમજણ થી તો નિયમ પૂરો લીટો દોરી દો ને આટલું નહીં એટલે નહીં પતી ગયું સાધના કરવી હોય તો આમ થાય નહીતર તો આ દુનિયાનું કાંઈ પૂરું થાય નહીં ભાઈ પોતાના ઘરની પરિચય મેળવો પણ જ્યાં નજીક છે પોતાનું છે ત્યાં જ આપણે ચૂકી જઈએ છીએ ઈસવીસન બે હજારના નહીં તમને ઘટના કહું માધુપ્રી સ્વામીની સાથે અમે બધા સંતો અમેરિકા હતા પછી સાંજના સમયે કોઈ ગ્રસ્ત હોય ત્યાં સભાને આરતી ને પ્રસંગ નાનો હોય એ સભા પૂરી કરીને અમે પાછા ફરતા હતા એ અમેરિકાનું સિટી યજમાન કોણ એ નામ નહીં દઉં પછી પાછા ફરતા હતા તો વચ્ચે બહુ ટ્રાફિક ને એટલી બધી ગાડીઓનો રાત્રે ધસારો એટલે સેજે આપણે પૂછીએ ભાઈ આ રાત્રે અમેરિકામાં દસ વાગ્યા પછી તો શું કોઈને ફોન પણ ના કરે હા આપણે તો રાત્રે બાર વાગ્યે શરૂ કરે અને શનિ રવિમાં તો પરદેશમાં કોઈ કોઈને ફોન જલ્દી કરે જ નહીં કઈ એને અત્યારે લીઝર અવર છે એને પોતપોતાની રીતે થોડું મોજ મજા કરવા દો એના ફેમિલી સાથે રહેવા દો અને આપણે અહીંયા શનિ રવિ એટલે બધાને હેરાન કરવાનો સમય કાંઈ ન હોય તો કોકને ઘરે જઈને ધામા નાખે કેમ છ <coughs> માસી ભજીયા બનાવો તો તારા ઘરે બનાવીને કોક દીક અમને લઈ જાય એમ આ બીજાને ઘેરે જ આવી રીતે રવિવાર પૂરા કરો છો કારણ કે દસ વાગ્યા પછી તો કોઈ કોઈને ફોન ના કરે આ બધી બહુ છે એની ડિસિપ્લિન કોઈને ઘરે જાય કીધું હોય બોલાવ્યા હોય એને એપોઇન્ટમેન્ટ લીધી હોય તોય બારણું આમ નોક કરે ખખડાવે પછી બેલ વગાડે પૂછે જોવે પછી અંદર આવે આ બેટા તો સીધું બાયણું ખોલ્યું નહીં ભૂસ તો ડોબું ઘરે એમ કરી જાય વાવાઝોડું આવે તે ખબર પડે પ્રગટ થયા એમ આ બધું શીખવા જેવું છે આમ તો એ એટલે દસ વાગ્યા એટલો બધો રસ ગાડીઓનો એટલે પૂછીએ કે આ શું છે લે આ સામે આ ચોથી જુલાઈ અમેરિકાનો સ્વાતંત્ર દિવસ એટલે અહીં ફાયર વર્ક્સ આ કોમન ગ્રાઉન્ડમાં મોટા પાયે અત્યારે ઉજવણી થશે અને અહીંયા ફટાકડા ફોડશે એ મ્યુનિસિપાલિટી વાળા જ ફોડે અને એ એના ચોક્કસ સ્થાનમાં આ જગ્યાએ બાકી આપણે જ્યાં ગમે ત્યાં ડુંભાણા ના કરાય અને એ કેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે કેટલું પોલીસ ને કેટલી વ્યવસ્થા એની સાથે અને એ એના ટ્રેન્ડ કરેલા માણસો જ ફટાકડા ફોડે બાકી બીજા કોઈને અધિકારી નહીં કઈ ભોડાય નહીં આપણે તો ચાઇન આપણા મકાનની પાળાપીટી ઉપર ત્રાસુ રોકેટ મૂકે અને હુર જવા દે હવે કોક બિચારો અગાસીમાં નિરાતે મચ્છરદાની બાંધીને હું તો એને હુખ દઈને કરવા અને એમાં એને મજા આવે આપણે કોણ જાણે નડવાનો સ્વાતંત્ર બહુ છે એટલે ત્યાં ફટાકડા એને આવી રીતે બહુ કાયદેસર ફોડાય પણ બીજા કોઈ જનતા નહીં એના ટ્રેન થયેલા માણસો આ એનું ફાયર વર્ષ ફટાકડા ફોડે ક્રેકર્સ એટલે નીકળાય એ હોતું નહીં તો કે આપણે સ્વામી ઉભા રહીએ બીજું શું અને જગ્યા મળી જાય એક બાજુ આ તમે આપણે બધા જોઈએ સારું કઈ જગ્યા મળી ગઈ ગોઠવાઈ ગયા જોયું થોડી વારમાં એ બધું શરૂ થયું પણ ઓહો ભાઈ એ તો અમેરિકા સ્વાતંત્ર દિન અને પાછું એનું વ્યવસ્થિત તંત્ર શું દુનિયાની વેરાયટીઝ ફોડે જબરદસ્ત તમને ક્યાંય આમ સૂજવા ન પડે હેવી ધમધમાટ અડધો કલાક પોણો કલાક કલાક જેવું કંઈક ચાલે પણ આમ તમારે એવા ધડાકા વાળા પડે ને આમ ડાકલાની જેમાં પડ ધ્રુજવા મળે એવું એવું થાય પૂરું થયું પછી ઉભા થઈને આપણે ગાડીએ ધીમે ધીમે ચાલતા થયા આપણે તો સેજે ખુશ થાય કારણ કે આપણે આવું જિંદગીમાં જોયું ન હોય પણ જે અમેરિકામાં ગરધણી હતા જેમાં ગાડી હાંકતા હતા એ અમારા કરતા દસ ગણા ખુશી થયા અને કે ભાવ મજા આવે સામે ભાવ શું પણ શું ઓલી વેરાયટીસ કેવી હતી પેલું કેવું હતું આમ ગયું કેવું હતું એવું એવું પછી મેં કીધું મેં કે તમે અમે ખુશ થઈએ કારણ કે અમારા ભાગમાં તો કુકડા છે ફટાકડા હોય પચાસ પૈસાનો મળતો જ રૂપિયોનો ખર્ચ છે અને ઘણા એવા હોય તો દિવાળીના ફટાકડા રેકોર્ડ કરી લે ટેપ વગાડે પછી તમે આટલા બધા કેમ ખુશ થાવ તો મને કેમ મેં પેલી વાર જોયું વીસ વર્ષથી આ સિટીમાં છું વીસ વર્ષથી અમેરિકામાં છું આ ઉજવણી અને આ ફટાકડા મેં પહેલી વાર જોવાનો મને મોકો મળ્યો મેં કીધું મારી ભલી થાય તો કેમ તમે વૈરાગ વૈરાગ તો આપણે ક્યાં તમે જાણો હું ક્યાં એવો અંતર્મુખ છું પણ આ ગધા મજૂરીમાંથી નવરાજ ન થાય નોકરી હતી ઘરે ને ઘરેથી નોકરી શનિ રવિમાં લોન કાપો ને આ કરો લોન્ડ્રી કરો ને ભલાનું કરો ને ખરીદીનું બધું ભરો ને આમાં જ જાય થોડો ઘણો નાનો મોનો પ્રસંગ અને એમ થાય કે ફટાકડા ફોડવાના ફટાકડા તો શું હોય એમાં શું હોય હોય શું એટલે કોઈ દિવસ આપણે જોવા આવ્યા જ નથી આજે મોકો મળ્યો તો બહુ આનંદ આવ્યો એના જ નગરમાં છે ને રંગબેરંગી રોશની બધું પણ એને કોઈ અવસર નથી અમેરિકાનો એક માણસ બહુ સગવડતા નહીં પણ આ નાયગ્રા ફોલ્સનું એને બહુ જોવાનું તે અમેરિકાથી ચાલી ચાલીને કેનેડા બોર્ડર પાર કરીને આવ્યો પાંચ માઇલ દૂર હશે ને ત્યાં નાયગ્રો ફોલ્સનો ઘૂઘવાટ સંભળાય એટલે ઇંતેજારી બહુ એટલે ખેડૂત કામ કરતો તો એને પૂછ્યું કે આ અવાજ શેનો છે તો કે ઓલો ધોધ પડે છે એનો હશે તો કે ઓયલો એટલે કયો તો કે લોકો નથી કે બહુ પ્રસિદ્ધ ધોધ છે તે ત્યાં જોયો નથી તો નારે બાપા આપણે આમાંથી નવરા થાય તે જાય ઓયલો કેટલો પાંચસો કિલોમીટર હજાર કિલોમીટર થી આવ્યો અને આઠ કિલોમીટર ઉપર આઠ માઇલ ઉપર ઓલો ખેડૂતે ધોધ જોયો નહોતો છે ને નજીકમાં ચૂકી જવાય ઘણું બધું હોય આ દ્રષ્ટાંત છે એવું નથી કઈ નાયગ્રા ધોધ જોઈ લીધો ને ફટાકડા જોઈ લીધા ને ભાવ તરી ગયો એવું મારે નથી કેવું આ તો એક્ઝામ્પલ છે કે નજીકમાં એવું ઘણું હોય એટલે હવે તમને મૂળ અસલ વાત કરું આપણે અમદાવાદમાં રહીએ છીએ શ્રીજી મહારાજના મોટા સંતોના કેટલા પ્રસાદીના સ્થાન છે આમાં કોણે દર્શન કર્યા છપૈયા સુધી જાય બદ્રીનારાયણ ટૂંક ચડી જાય કેદાર જઈ આવે દૂર દૂર જઈ આવે પુલહાશ્રમ જઈ આવે દક્ષિણમાં રામેશ્વર જઈ આવે જગન્નાથપુરી જઈ આવે દ્વારકા જઈ આવે નવરો થાય તો દીવના દરિયા આટો મારી આવે પણ અડાલજની વાવ અમદાવાદમાં કેટલાય જોઈ હોય દર્શન કર્યા હોય ને માથે પાણી ચડાવ્યું કેટલાય ને ઘડી ક્યારેક કોણ બેઠો હોય કે અહીંયા આપણા શ્રીજી મહારાજ ને આ સંતો અહીંયા આવીને સ્નાન કર્યું દરિયાખાન નો ઘુમટ કેટલાય દર્શન કર્યા હોય ભદ્રકાળીના પેલા એ કિલ્લામાં શ્રીજી મહારાજનું કાવતરું કર્યું હતું પેલા સુબાઈએ <coughs> કેટલા દર્શન કરવા ગયા વચ્ચે તો ઘણા વર્ષ થઈ ગયા જવેલાલ મહેતા એક ફોટો મૂકીને મૂક્યું હતું સ્ટોરી એમાં એક બહુ ઇમારતી લાકડા નકશીકામ વાળું એક મકાન બે મજલાનું બતાવ્યું હતું અને એની સ્ટોરી લખી હતી એમાં આ એક વાક્ય લખ્યું હતું કે આ મકાનમાં ભગવાન સહજાનંદ સ્વામી પણ આવીને બિરાજેલા છે આ કુટુંબને ઘેર કોઈ પ્રસંગ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવેલા છે સીધી સહિતની જાળી પેલા મિનારા ઘણું છે ને ક્યાં અમદાવાદમાં આપણે ક્યાં જઈએ દૂર દૂર જઈએ નજીકમાં હોઈએ નજીકનું ચુકાઈ જાય છે પાદરના તીર્થનો મહિમા નહીં એમના જે ઘરની સંપત્તિ છે ને એ જ ચૂકી જવાય છે એ સંપત્તિને ઓળખવી એનું નામ એનું નામ પ્રત્યાહાર છે એક જણો છે ને બહુ કિંમતી સોના ચાંદી ને એવું બધું ખરીદવા જતો હતો એની પાસે રોકડ રૂપિયા હતા પેદલ જવાન કોઈ ગઠિયા ચોરને ખબર પડી ગઈ કે આની પાસે મૂડી છે એટલે દોસ્ત થઈને એની સાથે ભળી ગયો એક કરતા બે ભલા એમ કરીને હાલે મોકો મળે તો ઉપાડી લેવા સાથે સેવા ભાવનાથી ચાલ્યો જાય રાત પડે ઉતારો કરે કોઈ જગ્યાએ ધર્મશાળામાં ને એમાં અને ઓલો રાતે ઉઠી પેસા પાણી કરવા જાય કે એમ ક્યાંક જાય એટલે એની થેલી ફંફોડી લે બિસરો ફંફોડે કપડાં લતા બધું ફંફોડે પણ રૂપિયા ક્યાંય મળે નહીં અને પાછો સવારે ઉઠે એટલે પાછો કડકડતી નોટું કાઢીને ઓલાને જ આપે લ્યો ચા લઈ આવો ગાંઠિયા લઈ આવો નાસ્તો લઈ આવો અને ઓલો ચોર આખી રાત ફાંફા મારે તો પાછો રૂપિયો દેખાય નહીં અને સવારે ઉઠે તરત પાછા કડકડતી એની સામે જ કાઢે અને કે લો ચા લઈ આવો ગાંઠિયા લઈ આવો દૂધ લઈ આવો કોફી લઈ આવો જાઓ ઓલો ચોર કે માળો આ તો મારાથી ને મહાગઠિયો ચોર શકશું સાત દિવસ સુધી આમને માથાકૂટ કરી એને છુપી રીતે પણ એક રૂપિયો હાથમાં ન આવ્યો અને સાતમે દિવસે તેને પહોંચવાનું હતું ગામ ને ઠેકાણું બધું આવી ગયું પછી તો અલવિદા કરવાની જ હોય ત્યારે પેલા ચોર કીધું કે મહાશય તમને ખબર તો નહીં હોય હું કઈ તમારો કોઈ સહાધ્યાયી કે ઓલો સહયપાથી એવું નથી હું તો ચોર છું ને તમારા રૂપિયા પૈસા પડાવી લેવા માટે દોસ્ત બનીને આવ્યો હતો પણ સાત દિવસમાં તમારો રૂપિયો પકડી શક્યો નહીં દિવસે તમે એમાંથી જ કાઢો અને રાત્રે હું ચોરી છુપીથી જો મળી જાય તો મારે ભાગી જવું હતું લઈને પણ એક પૈસો ક્યાંય પકડાય નહીં તો આ તમે કરતા શું તો કે એમ તું માનસ મારી પાસે રૂપિયા હોય હું એવો વેપારી ઝવેરી હોઉં તને પગની ચાલ ઓળખીને ઓળખી ન જાઉં કે આ ચોર છે હા ઓળખી ગયા ઓળખી ગયો ને <coughs> ભલે ઓળખી ગયા પણ રૂપિયા નાખતા ક્યાં તો તું મારું બધું ફંફોડતો હતો પણ તું જયારે આમ પથારી કરીને બહાર જતો ને પેશાબ કરવા એટલે મારા બધા રૂપિયા તારા ઓશિકાની નીચે ગાદલા નીચે હું ગોઠવી દેતો એવી રીતે ગોઠવતો તને ખબર ન પડી એટલે તું સવારે વહેલો ઉઠી તારો બિસ્તરો હું વાળતો તને એમ ક્યાં સેવા કરે છે નારે ના બિસ્તરો હંકેલો એને ભેળા પાસે રૂપિયા લઈને હું હેરવી લઉં મને ખબર હતી મારું તપાસ છે એનો નહીં તપાસ છે બસ ખજાનો એના માથા નીચે જ હતો પણ કઈ પકડાયું એમાં ખજાનો તો અહીંયા જ છે ને <clears throat> પણ આપણે ત્યાં કઈ હાથ મારતા નથી બીજે જ છે અમેરિકા જઈને લાડવો કાઢી લવ અહીંયા જઈને લાડવો કાઢી લઉં દિલ્હીમાં જઈને ગળદો કાઢી લઉં અમે કઈ પણ અહીંયા રહી જાય છે મૂળ સંપદા ભગવાને અહીંયા સોંપી દીધી છે એવી આપણા જ ઓશિકા નીચે ગોઠવી છે તે આપણે બહાર જ ફાંફા મારીએ છીએ પાછા ભગવાન પ્રાર્થના કરીએ બહુ ફાંફા મારું છું પણ કઈ મળતું નથી ભગવાન કે મેં અહીંયા જ રાખ્યું છે બધું તારા અંદર જ મૂક્યું છે તું જ્યાં સુવાવે છે ને એ બિસ્તરાની નીચે જ મૂક્યું છે પણ તું તારી સંપત્તિને ઘરે થોડી વાર રોકાઈને પણ તપાસ કરતો નથી જણણ જણણ જણ જણ જાલરી સંપત્તિ ત્યાં છે અને એ સંપત્તિ એ સુખ ન હોય તો આ તમે હિમાલયમાં જાઓ ને ગિરનારમાં જાઓ કે જ્યાં કાગડો જોવા ન મળે ત્યાં કેટલાય આમ ધ્યાનમાં બેઠા છે એને શું સ્વાદ આવતો છે હે ભાઈ કાંઈક તો હશે ને તો એ સ્વાદ તો હશે એ સંપત્તિને જાણવી એનું નામ પ્રત્યાહાર છે તમે રાબિયાનું નામ અરબસ્તાનની રાબિયાનું નામ સાંભળ્યું છે એક ઝૂંપડીમાં રહેતી હસન કરીને ફકીર મળવા આવ્યો પછી સવારનો ટાઈમ તે હસન આમ બહાર નીકળ્યો સૂર્યોદય થાય અને એ જમાનાનો વાતાવરણ ખુલ્લો પ્રદેશ હરિયાળી અને એકદમ સુંદર વાતાવરણ તે હસનથી આમ એટલો બધો ઉલ્લાસ થયો ને તે રોકી ન શક્યો રાબિયા રાબિયા તું બાર આવ આમ જો તું કેવું સૌંદર્ય છે કેવો સૂર્યોદય કેવી રોશની કેવી હરિયાળી કેવી સૃષ્ટિ આમ તમારે ખુદાની મહેરબાની વરસતી હોય એવી તું આ બહાર આવ નજર કર રાબિયા કે હસન હું તને કઉ છું તું અંદર આવ અંદર જો અંદર ખુદાની રોશની કેવી છે એ હું તને દેખાડવા માંગુ છું તું બહાર જ જોયા રાખે છો એ તો અને વાત સાચી છે પ્રોજેક્ટરમાંથી પ્રોજેક્શન થાય મજા આવે પણ ત્યાં શું હોય હોય તો બધું પ્રોજેક્ટરમાં એમાં ભગવાન છે ને પ્રોજેક્ટર છે આ બધું તો છે ને ખાલી પડછાયા પડે છે બધા પડછાયા પડે છે અને એમાં જ બાચકા મારીએ છીએ નહીં પેલો એક જણો ખેડૂત કામ કરતો ને એટલે તળાવને કાંઠે કામ કરતો છે નાક ઝાડવું તે રોટલા ને એવું બધું બાંધી અને ડાળીએ ટીંગાડી દે વૃક્ષને એનો પડછાયો પડે પાણીમાં પેલો કૂતરો પાણી પીવા આવે ને સુગંધ આવે તે પેલો રોટલો પાણીમાં ગોતે વારે વાર આમ પગ કરે આમ આમ આમ વાળી પગ આમ કરે તો રોટલો ગાયબ થઈ જાય એટલે ઘડી વાર ઉભું રહીએ વળી પાછો રોટલો દેખાય વળી પાછો આમ કરે તો રોટલો અદ્રશ્ય થઈ જાય આપણને નથી લાગતું પ્રતિબિંબમાં આમ આમ કરી રાખીએ છીએ રોટલા અદ્રશ્ય થઈ જતા હોય અસલ રોટલો તો ઉપર જ છે એમ અસલ જે છે એ ભગવાનમાં સુખ છે એ સુખનો રાશિ છે સુખ સિંધુ છે આનંદ કંદ છે કંદ એટલે મૂળ આનંદનું મૂળ છે વૃક્ષ જીવે છે શેનાથી એના મૂળથી મૂળ કાપી નાખીએ તો વૃક્ષ પડી જાય એમ સંસારમાં જે સુખ છે પણ એ બધું છાયા છે અસલ સુખ ભગવાનમાં છે અને એને જે ઓળખવું એની જે માહિતી લેવી એનું નામ પ્રત્યાહાર છે વળી વળીને ઇન્દ્રિયોને પાછી વાળે વળી વળીને મનને પાછું વાળે પેલા સ્થૂળ પ્રત્યાહાર એટલે ક્રિયાને રોકે પછી સૂક્ષ્મ પ્રત્યાહાર મનમાં જે વ્યાપાર ચાલે છે આંખ બંધ કર્યા પછી એને પણ રોકી દેવો અને આત્માને પરમાત્માને સન્મુખ મન અને ઇન્દ્રિયોને રાખવા એનું નામ અસલ પ્રત્યાહાર છે એક જણો ગુરુજી પાસે આવ્યો સાધુ પુરુષ પાસે કે મારે થોડો આટલા અધ્યાત્મમાં અવરોધ છે તો મને કંઈક માર્ગદર્શન કરો એટલે પેલા સાધુએ કહ્યું કે કાલે તમે આવજો સાંજના સમયે પાંચ વાગે પણ મારી શરત છે એકલા આવજો ભલે હું એકલો આવીશ કે એવું કઈ નથી કોઈ મારે દોસ્તને કોઈને સાથે લાવવા તો એકલા આવજો પાંચ વાગે તમે મળજો બીજે દિવસે એક્ઝેક્ટ પાંચ વાગે પેલો આવ્યો બેઠો વિનંતી કરી હું આવી ગયો છું મને માર્ગદર્શન આપો સાધુએ તરત કહ્યું કે તમે શરતનું પાલન નથી કર્યું એટલે હું માર્ગદર્શન નહીં આપું અરે કઈ શરતનું પાંચ વાગે રાઈટ ટાઈમે આવ્યો છું તો કે મેં કહ્યું એકલા આવજો તમે એકલા નથી આવ્યા પેલો કે કોઈ છે જ નહીં બાપજી હું એકલો જ છું અને ખરેખર એકલો જ આવ્યો હતો હું એકલો જ છું ને તમે કેમ કહો છો શરત ભંગ કર્યો છે તો કે આમ તમારી દ્રષ્ટિએ તમે એકલા લાગો છો આંખો બંધ કરો કેટલા છો આંખ બંધ કરીને તમે જુઓ જ્યાં આંખ બંધ કરી ત્યાં તો મિત્રો ને પત્ની ને બાળકો ને વેપાર ને ધંધા ને ચીજ જણસ વસ્તુ કેટલાની સાથે ઝઘડો ને કેટલાની સાથે હેદભાવ ને બધા ચિત્રો દેખાણા અને આંખ ખોલી બાપજી આ તો ઘણું છે બસ તમે એકલા નથી આવ્યા પેલો કે એવો એકલો થઈ ગયો હોત તો તમારી પાસે આવત જ કોણ તો કે એ વાત પણ સાચી પણ તને સમસ્યા સમજાઈ ને એટલા માટે આ મેં તને બતાવ્યું છે હવે ઈલાજ થાય તમે સમસ્યા સમજો જ નહીં રોગ જ સમજો નહીં આપણે ઘણા હોય ને એને કઈ મને પેટમાં બહુ દુખે છે ક્યાં દુખે છે અહીંયા દુખે છે અને ખરેખર દુખે છે હા ખરેખર અડધો કલાક પૂછો ને પછી કે દુખતું નથી બળે છે ત્યારે ખબર પડે કારણ એસીડીટી છે ડીડીટી નહીં એસીડીટી છે દુખવું અને બળવું બે અલગ છે બે ની દવા અલગ છે હવે જ્યાં સુધી રોગને ન ઓળખે તો દવા શું થાય એમ પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને મનને પાછા વાળી બ્રહ્મ અગ્નિમાં હોમમાં ખીલે આવવું ઘરે આવવું પોતાની ઘરની પાપની સંપત્તિ એને ઓળખવી એનું નામ પ્રત્યાહાર છે હવે જે સંપત્તિ ઓળખી છે ભગવાનને આત્માને ભગવત ધામને એમાં સુરતા જોડી રાખે એટલા માટે તરત શંકરાચાર્ય જે કહ્યું શું કહ્યું જાપ્ય સમેતમ સમાધિ વિધાનમ જપ કરો ભગવાનના નામનો જપ કરો હમ હવે જે જાણ્યું છે ને તો એને સુરતા જોડી રાખો પાછા ભૂલી જતા નહીં આપણે શું થાય છે થોડું જાણ્યું હોય ને સવારે જ્યાં પાછા વ્યવહારમાં પડીએ તો બધું ભૂલાઈ જાય પછી ફરીથી વળી પાછું યાદ કરીએ તો વળી પાછું થોડું ઘણું આવે છે વળી પાછા વ્યવહારમાં ચડે બધું પાછું હવા થઈ જાય એટલે શ્રીજી મહારાજ કહે છે શું કે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનનું સ્મરણ રાખો એ જપ છે જપ શા માટે છે એ સુરતા માટે છે આજે ઘણા ઘણા લોકો હોય ને કહેવાની ઈચ્છા ન થાય પણ છતાંય કહી દે કારણ કે ઘણા લોકો ઘણું બધું વાંચતા હોય છે એવા એવાને વાંચે કે એમાં જપનું ખંડન જ હોય કે ભાઈ નામ જપ કરવાથી શું થાય નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરો અને સાચું એ જ છે નામ જપે શું થાય એમ અરે નામ જપે જે થવાનું છે એમાં થાય રામ નામ રસ પીવો રે મનવા એની વળી વ્યાખ્યા કરે પણ એ ગજબ ની કરે શું કરે ખબર છે રામ નામ રસ પીવો રે મનવા ઈસકા અર્થ એસા નહીં હૈ કે રામ માનો કોઈ દશરથ કા બેટા હૈ दशरथ के बेटे को जो पकड़ लिया तो तुम चुक गए और वही दशरथ के बेटे को पकड़ लिया राम को तो उनका रस कैसे बनाओ चक्की में पिसोगे क्या उसका रस नहीं बनता भगवान तो अनाम है पूरा अस्तित्व अनाम है परमात्मा अनाम है नाम तो सब हम जैसे लोगों ने दिया है हमारा दिया हुआ नाम उसी को ही हम जब करें तो इससे क्या फायदा તાર્કિક રીતે તમે જુઓ મેં જેટલું અત્યારે બોલ્યો અને જે બે ડિગ્રી ભણી ગયા હોય એને કેવું લાગે અસલ વાત કરી હો અત્યાર સુધી કોઈ સાધુ આવું કેતો નથી પણ એક વાત યાદ રાખજો આસ્તિક કરતા નાસ્તિક વધારે બુદ્ધિશાળી હોય કારણ કે એને હંમેશા નકાર કરવો છે અને નકાર બહુ તાર્કિક રીતે જ કરવો પડે હા પાડવામાં બુદ્ધિ નથી હોતી ના પાડવામાં બુદ્ધિ જોઈએ એટલે જેટલા નાસ્તિક હશે એ બૌદ્ધિક હશે બહુ પણ આ બધી સાંભળવી વાત સારી લાગે પણ હકીકત જુદી છે હમ નામથી શું થાય આપણું દીધેલું નામ છે ભગવાનના ગુણોને આધીન નામ છે અને એ મારી તમારી જેવા એ થોડું એનું નિરૂપણ કર્યું છે તમે જેને વાંચો છો એ બધા કરતા શંકરાચાર્યજી મહાન છે અને એ એમ કહે છે કે જપ કરજો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ માટે ન ભજે તો મૂઢ કહ્યો છે ભગવાનના નામનો જપ કરજો નામથી શું થાય જેણે અજમાવેલી વાત નથી આ મેં વાત કરીને જો તમને નામ આપી દઉં આ બધા રજનીશ જેવા બધા જે વક્તા હોય ને એનું આ કામ છે પણ આ આપણે નામ દઈ દેવામાં આપણને કંઈ વાંધો છે જ નહીં પણ મેં પ્રથમનું અડતાલીસમું વચનામૃત છે એમાં મેં કુડાપંથી ચાર પ્રકારના કુસંગીઓથી રક્ષા કરવાનું જે વચનામૃત છે ને તેમાં રજનીશનું તો બહુ પ્રસિદ્ધ આ બધું પુસ્તકો એવું છે ને સ્ત્રી પુરુષના સંબંધોમાંથી સમાધિ થાય એવું એનું બધું નિરૂપણ છે વાહ્યા તૂત જેવી વાતો એટલે એ બધું એમાં આપણે કહ્યું કે આ ખોટું છે તો એ વળી હમણાં એક જણો કોઈક સાંભળતો છે આ રજનીશને માનતો છે એટલો બધો ખીજાઈ ગયો મને તો મળ્યો નથી પણ બીજા ભાઈને મળ્યો ધૂંધવાત કાઢતો હતો આમ કહેવાય નહીં આમ કહેવાય નહીં તેમ કહેવાય નહીં આમ તે હોતું છે તેમ તે હોતું છે હવે ભાઈ તમે રજનીશને વાંચો છો તો અમે એને જે વાહિયાત વાત કરી એની ટીકા કરી એમાં એટલી બધી ખીચ ચડે છે ને પણ રજનીશને તમે વાંચતા હો તો એમાં ન સાંભળી શકાય ન વાંચી શકાય એવું રામ વિશે કયું છે તુલસીદાસજી વિશે કયું છે ડોંગરેજી મહારાજ વિશે કહ્યું છે શિવ પાર્વતી અને નંદીના સંબંધો વિશે જે આપણે અશ્લીલમાં અશ્લીલ કહી શકાય એવું સભામાં બોલતો ત્યારે ખીજ નથી ચડતી અને આપણે જે વાહિયાત ઋષિ મુનિઓના નિવેદનોથી મતથી વિરુદ્ધ બોલે છે એની ટીકા કરીએ તો આપણા ઉપર ખીજાય કોઈની પાસે બહુ હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર હોય એનો અર્થ એવો છે કે બધું જાણી ગયા છે ચૈતન્ય મહાપ્રભુનો ખોપડા આગળ કોઈનું ખોપડું કામ ના કરે અને છતાંય હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે અને એ ચૈતન્ય મહાપ્રભુને કોઈ જય શ્રી કૃષ્ણ ન કે એની સાવધાની રાખવી પડતી કોઈ ભૂલથી એની પાસે જઈને જય શ્રી કૃષ્ણ કે એ કૃષ્ણનું નામ સાંભળે સમાધિ થઈ બેભાન થઈને ઢળી પડે અને તમે માય કાંગલાઓ એમ કહો છો કે નામમાં શું ભર્યું છે એ ચૈતન્યને પૂછો વિવેકાનંદજીને <coughs> કોઈએ કીધું કે તમે તો પરમ <coughs> વેદાંતિ છો અને તમે મૂર્તિ પૂજાનો આટલો બધો પ્રતિપાદન કરો છો વિવેકાનંદજી કે હું શું કરું કેમ તો કે મને જે કાંઈ મળ્યું છે એ મૂર્તિ પૂજાનો અઠંગ એવો મારો ગુરુ રામકૃષ્ણ પરમહંસ થકી મને મળ્યું છે હું કયા મુખે એમ કહું કે મૂર્તિ પૂજા મિથ્યા છે અઠંગ ઉપાસક રામકૃષ્ણ પરમહંસ સાચો વેદાંતિ તો એ રામકૃષ્ણ પરમહંસ બાકી લગભગ બધા ખોટા અને જેટલા જેટલા ઉડિયા બાબા અને બીજા કરપાત્રીજી મહારાજ નહીં એ બધા બહુ મહાસિદ્ધ પુરુષો પણ એ બધાએ ખૂબ જપ કરાયો નિરાકાર માનનારા ભગવાનને પણ કૃષ્ણ નામનો જપ કર રામ નામનો જપ કરો નારાયણ નામનો જપ કર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો ખૂબ જપ કરાયો અને આ બધા વચમાં અધકચરા હોય ને એ બિચારાઓને પથારી ફેરવી નાખે ભગવાનના નામનો જપ <coughs> જપ જપથી શું થાય નામથી શું થાય અરે નામ ઘણા નથી કહેતા ભાઈ નામમાં શું રાખ્યું છે નામમાં શું છે નામમાં ઘણું બધું છે અત્યારે આ ઉનાળાની સિઝન <coughs> ચાલે છે કાચી કેરી આંબા ઉપર લટકે છે કોઈના આંબાવાડીએ જઈએ કાચી કેરી ઉતારીએ ઉપરની લીલી છાલ કાઢીએ પછી એને ખમણીને છીણી નાખીએ પછી એમાં સરસ મજાની ખાંડ સાકર નાખીએ થોડું મીઠું મરચું નાખીએ અને પછી જે ખાવાની મજા આવે મોઢામાં પાણી આવ્યું આવ્યું તમે કયો નામમાં કાંઈ નથી કેરીનું આંબલીના કાતરાનું લીંબુનું હે બટેટા વડાનું નામ લઉં આવે છે મોઢામાં પાણી હે સરસ મજાની આંબલીની ચટણી હોય તમે આમ જુઓ બાજરાના રોટલા કર્યા હોય અને ગામડાના એ શેઢાની પાસે બેઠા હો રીંગણી મરચીના તાજા રીંગણા ઉતારી એને શેકી એનું ભડથું એટલે ઓળો પીરો હોય અને એમાં સરસ મજાનો વઘાર નાખી કોથમરી લીલી કોથમરી ધાણાની છાંટ આપી અને પછી છાશ ને રોટલા લીલી એ બધે જમવાનું થાય એમ થાય થયું ને મોઢામાં પાણી આવે ને અને કે નામમાં શું છે નામ નહીં દઉં પણ અમારે છે ને એક સ્વામીજી અમેરિકા સાથે હતા પછી એમને ત્યાં પેટમાં દુખવા મળ્યું તો દવાખાને લઈ ગયા એટલે ડૉક્ટર કે થોડું આપણે આપણે બધું ચેકઅપ કરી લઈએ એટલે આપણા નિયમ પ્રમાણે એણે એનું બધું જોઈને પછી એક કાંઈક લિક્વિડ પીવડાવ્યું હવે લિક્વિડ ગતિ કરે એના ઉપર એમણે આખા છેક મુખથી લઈ અને આંતરડાના અંતભાગ સુધી એને આખી ગતિવિધિ એને જોવી હતી કોમ્પ્યુટરમાં એટલે એને પ્રવાહી પીવડાવ્યું <coughs> પ્રવાહી પી ગયા પેટમાં પીડ્યું રહ્યું એટલે પેલો ડોક્ટર કે હાલે તો ગતિ જોવાય ને પછી એને શું કર્યું એ કે સ્વામીજીને કયો એને જે ભાવતી વસ્તુ હોય ને યાદ કરે એટલે કીધું કે ભાઈ સામે તમને જે ભાવતું હોય ને યાદ કરો અને સામેને ગાંઠિયા બહુ ભાવે ભાવનગરી પાતળા ઝીણા આવે ને ત્રણ ધારવાળા નહીં ગોળ અજમાનો દાણો કોક દેખાતો હોય સરસ મજાનો હા એ એ એ ગોળ ગાંઠિયા એ ભાવનગરી કા જારાના કા હાથવણાટના એ ગાંઠિયા યાદ કર્યા અને જેવાય ગાંઠિયા યાદ કર્યા ને લિક્વિડ ઉપડ્યું ડોક્ટર કે જો જાય છે ને ડોક્ટર કે સામે કે યાદ જ કર્યા રાખે ભાવ તો યાદ જ કરી રાખે આ તો ભાગમ ભાગ થયું છે નામમાં શું છે લ્યો નામમાં જ છે ગાંઠિયા યાદ કર્યા ત્યાં જો શરીર ઉપર કેટલી અસર થાય છે નામમાં ઘણું બધું છે ભાઈ એક ભોજન <clears throat> ભોજનને આપણે યાદ કરીએ તોય મોઢામાં અમીરસ ચરે છે તો ભગવાનનું નામ લઈએ તો એ તો રસો વય સહ રસો વય સહ રસની ધાર છે વાલા એ રસના ચાખણ હાર છાસ્તે નવ વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જાનન ઘેલડા પ્રેમાનંદ સ્વામી કે મહારાજ તમારી મૂર્તિ રસ રૂપ છે પણ જે રસના ભોગી છે એ જ એને જાણે છે માણે છે ત્યારે તો પરોતભાઈ બેસી જ રહેતા હશે ને હે ત્યારે તો ગુણાતીતાનંદ સ્વામી દોઢ વાગ્યા સુધી જાગીના મૂર્તિનું દર્શન કરવા માટે છેલ્લી ક્ષણ નિરખવા માટે પણ બેસી રહેતા હશે ને વરસતા વરસાદમાં ત્યારે તો ગુણાતીતાનંદ સ્વામી માણકીઓ પર શ્રીજી મહારાજ બેઠા હોય અને પાછે પગે ગુણાતીતાનંદ સ્વામી દોડતા જાય મુખનું દર્શન કરતા કરતા પાછે પગે દોડે કઈક સ્વાદ ભીરો હશે ત્યારે રસરૂપ છે રસો વૈસહ છે નામમાં શું નથી કઈ માનો ભાઈ કોઈનો એકનો એક દીકરો હોય ગુણિયલ હોય સદગુણી હોય યુવાન હોય પરણાવાની ઉંમર થઈ હોય અને દીકરાનું મૃત્યુ થઈ જાય ને એનું નામ નિરંજન હોય આ તો દ્રષ્ટાંત પૂરતું હવે શોક કેટલો થાય કયો થાય ને હવે એ થોડા મહિનાઓ નીકળી ગયા હોય એટલે શોક માનો કે થોડો ઓછો થયો છે બરાબર પણ એ ક્યાંય રેલવે બેઠા હોય બસ સ્ટેન્ડે ઊભા હોય દેવ મંદિરે ગયા હોય અને કોઈ આવે પરિવાર દર્શને અને એને દીકરો પાછો હોય એનું નામ નિરંજન હોય અને એ આ સાંભળે એમ કદાચ પેલા લોકો બોલાવે એની સાહજિક રીતે એ નિરંજન બેટા અને આને નિરંજન કાન ઉપર આવે શું થાય એમ જેને આનો સંબંધ જોડાઈ ગયો છે એને પોતાના ઈષ્ટનું નામ આવે ને ત્યાં રસની ધાર છૂટે ક્યાંથી ક્યાં દાદા નું તો ઘણાએ લખ્યું છે ને કે દાદા ખાચર ને એવું હતું કે ગમે તેવો કોઈ વાંકમાં આવ્યો હોય પણ જય સ્વામિનારાયણ બોલે એટલે દાદા ખાચર પાણી કેટલું હેત હશે એને સહજાનંદ સ્વામી કે મારા બાપનું નામ બોલ્યા હાથ હેઠા મૂકી દીધું જય સ્વામિનારાયણ એટલું બોલે દાદો પાણી પાણી કેટલો રસ છે નામાં મૃત કહ્યું છે નામ અમૃત છે મળતા બેઠા કરે જ છે ને જો નથી કરતા અમૃતનો અર્થ શું છે મરેલાને બેઠા કરે અને કામ મરવા પીડ્યો ને મરવા ના દે એનું નામ અમૃત માટે જપ કરો એ સુરતા જોડી રાખો જેથી કરીને એ જે ખજાનો ઓળખાયો છે એ ભૂલાઈ ન જા સુરતા જોડી રાખો હમ ત્યાર પછી શું કરવાનું છે સમાધિ વિધાનમ પણ ભાઈ સમાધિ આપણે જોઈતી નથી અને થાય પણ નહીં પણ શંકરાચાર્યજીએ કહ્યું છે એ સમાધિ સુધીની બધી વાત વણી છે એટલે આપણે ધ્યાન ધારણાની વાત કરી શકીએ સમાધિ થવી ન થવી એ તો પછીની વાત છે અને એ થાય પણ આ જમાનામાં નહીં અને એ કઈ સામાન્ય પણ નથી પણ ધ્યાન ધારણા તો થાય અને એ તો અવશ્ય કરવું જ જોઈએ અને જે ભક્ત ધ્યાન ધારણા નથી કરતો ભગવાનનું પોતાનું ઈષ્ટનું ધ્યાન નથી ધરતો તો એ ભક્ત હજી ભક્ત પક્ષ ઉપર નથી માટે હવે આવે છે ધ્યાન કરવું પણ ધ્યાન કેટલા કરતા હશે શ્રીજી મહારાજે પ્રસાદીના પત્રોમાં સંતોને કીધું છે જો સંતો સાંભળો હે પરમહંસો સાંભળો એમ કહીને મહારાજે કહ્યું સંતો વ્રત કરવા સહેલા છે જપ કરવા સહેલા છે શાસ્ત્ર અધ્યયન કરવું સહેલું છે તીર્થાટન કરવું સહેલું છે આજ્ઞામાં વર્તવું સહેલું છે પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું કઠણ છે માટે એ સંતો તમે અમારી મૂર્તિનું ધ્યાન કરજો અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ એ જ કીધું ને કે હજારો કામ પડતા મૂકે ત્યારે ધ્યાન થાય એમ રમ ધ્યાન થાય પણ હવે આપણે લગભગ મોટા ભાગના ધ્યાનનો માર્ગ જ ભૂલી ગયા છે બે પાંચ મિનિટ ધૂન કરી બે પાંચ માળા કરી પૂરું થઈ ગયું ધ્યાન કરનારા અભ્યાસ અને ધ્યાન કોઈ પણ સંપ્રદાય હોય એમાં ધ્યાન ઉપર પાછો પણ ભાર હો ઈશ્વરમાં માનતા હોય તોય ભલે ને ન માનતા હોય તોય ભલે પણ ટ્રમ્પ કાર્ડ શું હુકમનું પાનું શું ધ્યાન ધ્યાન તો ખજાનો છે અધ્યાત્મની કૂંચી છે ચાવી છે ખજાનો ત્યાંથી ખોલવાની તો ધ્યાન કરવું અને ત્યાં સુધી વચનામૃતમાં તમે ઘણું બધું છે ધ્યાનનું તમે અલગ કરો તો કેટલું થાય અને એમાં શરૂઆતના જ વચનામૃતમાં મહારાજે કહ્યું ને કે ધ્યાન કરતા કરતા ભગવાનની મૂર્તિ ન દેખાય તોય પાંચ વર્ષ પચીસ વર્ષ પચાસ વર્ષ સો વર્ષ થાય તો પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું મૂકવું નહીં કેટલો આગ્રહ ગમે તે થાય પણ છોડવું નહીં આવા આગ્રહ વાળા ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે ચાલો ન દેખાય ને તો આવો આગ્રહ જે રાખે એના ઉપર ભગવાનની મોટી કૃપા થાય પણ આજે શું બહુ આજે બહુ બહુ પ્રવચનો કરતા હોય ને જાહેરમાં આખી જુદી ટ્રેકથી જ વાતો કરતા હોય લગભગ સાચું કહેવા કરતા સારું લાગે ને એવું બહુ કે એટલે શું કે ભાઈ બધા લોકો ધ્યાન કરવાની બહુ વાતો કરે છે પણ ખરેખર તો અમારી દ્રષ્ટિએ ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની વધારે જરૂર છે હવે જો આમ એ વાત કેવી સારી લાગે કે ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની વધારે જરૂર છે ભાઈ ધ્યાન રાખવાની જરૂર છે ધ્યાન કરવાની જરૂર છે અમે ક્યાં એકની વાત કરીએ છીએ ધ્યાન કરવાની જરૂર છે અને ધ્યાન રાખવાની જરૂર છે ધ્યાન કરવું મેડિટેશન જેને ઇંગ્લિશમાં કહે છે પણ હવે આપણી રીતે થોડુંક સમજવા કોશિશ કરી ધ્યાન તો ગહન વિષય છે અભ્યાસો અભ્યાસોની સાથે બેસીને કરવા જેવી વાતનો વિષય છે અને પ્રદર્શનનો તો નેવર જરાય વિષય નથી નગદ હીરાની વાત છે આ તો એના વેપારની વાત છે એના પ્રવાસી અભ્યાસુ ન હોય એને એ વાત જલ્દી સમજાય પણ નહીં પણ વિચારતા એવું લાગે કે આમાં ત્રણ સ્ટેપ છે ભાઈ થોડું ઘણું યાદ તો રાખજો એક પહેલું પગથિયું છે એટેન્શન બીજું પગથિયું છે કોન્સન્ટ્રેશન અને ત્રીજું પગથિયું છે મેડિટેશન પેલા બે પાર થાય પછી મેડિટેશન થાય બાકી ના થાય બાકી નામ આપે હું ધ્યાન કરું છું તો એ મન રીઝવવા માટે તસલ્લી માટે બરાબર છે પણ ધ્યાન નથી પેલા એટેન્શન એટેન્શન નો અર્થ શું થાય છે સાવધાન સાવધાની શું ભાઈ કે આપણે શું કરવા આવ્યા છીએ શું કરીએ છીએ કાર્ય પ્રત્યે સાવધાન કે શું કરવા બેઠા છીએ અને શું કરીએ છીએ આ બે સાવધાની પેલી શું કરવા આવ્યા છીએ અને શું કરીએ છીએ હર પર થોડું એટેન્શન આવે કે ભાઈ આપણે આ આ કરવા જન્મ ધર્યો છે મનુષ્યનો દેહ ધરીને સત્સંગી થઈને સાધુ થઈને આપણે શું કરવાનું છે શું કરવાનું છે અને શું કરીએ છીએ અથવા તો પૂજા કરવા બેઠા હોય ત્યારે આપણે પૂજા કરવા બેઠા છીએ એનું એટેન્શન કે શું કરવા બેઠા છીએ અને શું કરીએ છીએ ક્લાસમાં હોય છોકરા ભણવા માટે બેઠા હોય એટેન્શન પ્લીઝ એટેન્શન હે તમે અહીંયા એટેન્શન ધ્યાન આપો શું ભણવા આવ્યા છો તો જે કરવા બેઠા છો એના ઉપર ધ્યાન આપો એટેન્શન કસરત કરાવતા હોય વ્યાયામ હોય પરેડ કરાવતા એટેન્શન પેલા એ શું કરવાનું છે જો સમજાય તો થાય કેટલું વિચારે ત્યારે તે એટેન્શન પકડાય કે આપણે શું કરવાનું છે ત્યારે એને સમજાય કે હા ધ્યાન કરવા જેવું છે પછી બીજી વાત કઈ આળસ આવે પેલી હે રહેવા જો શ્રાવણ મહિનો શરૂ થાય ને પછી શરૂ કરવું છે આ આળસ કોઈ દિવસ પાર પડવા દે નહીં પ્રમાદો વે મૃત્યુ આ આળસ અને પ્રમાદ છે એ જ મોત છે કાલ કોઈ દી આવતી જ નથી કારણ કે જયારે બોલે ત્યારે કાલ આવવાની જ છે આજ આજ ને આજ તો થાય હમ કાલથી કાંઈ નથી આળસમાં જાય છે ને કરશું કરશું કરશું હજી ક્યાં મરી ગયા છે મરી ગયા પછી થાય આળસ મોટો શત્રુ છે અને બીજો જે શત્રુ છે નો તે શું કદાચ આળસ ખંખેરી સાંભળજો એમ પણ થયું કે કરવા જેવું <coughs> ધ્યાન છે બેઠા પણ ખરા પણ મોટા મોટો અવરોધ કયો ઊંઘ આવી જાય બે જીજ મિનિટે બસ રેલવે આવવાનું થાય એટલે તરત ઓલું ફાટકમાં પેલું હોય ને સિગ્નલ આમ નમે નમે એટલે રેલવે આવે આ ડોકું નમે એટલે ઊંઘની ગાડી આવે સડસડાટ સિગ્નલ વગર ગાડી નથી આવતી હો એટલે જેવા બેસો કારણ કે આમાં તો મન સ્થિર થાય થોડું એટલે તરત એને ઊંઘ આવે માયા જ અવરોધ કરે કે આ બહુ ધ્યાન કરશે તો મારા હાથમાંથી જશે એટલે તરત જ ઊંઘ તો સહેલામ સહેલું એનું હથિયાર અને પછી આવી જાય પછી એવું ધ્યાન થાય અને તોય પાછા ઘણા માની લે કે અમે ધ્યાન કરીએ છીએ એ તકલીફ છે સાવધાની ભાઈ ઘણાની માનસી પૂજા લાંબી ચાલે પણ સુવામાં સુવામાં સુઈ જાય અરે પાંચ મિનિટ કરો પણ એટેન્શનથી કરો આ ઊંઘ છેતરી જાય છે અને ઊંઘ છે એ મોટા મોટો અવરોધ છે ગમે તેટલું સુતાવો જોજો તમે જો અભ્યાસ હોય ને નજર તમે કરી હોય તો તમને ખ્યાલ હશે ગમે તેટલું સુતાવો પૂરી ઊંઘ લીધી હોય પણ જેવા તમે ધ્યાન કે માનસી કરો ઊંઘ આવે કોણ જાણે ક્યાંથી આવે છે સુવાડી દીધી કથામાં એવું છે ઠીક છે આ બધું જો હળવું હળવું હોય એટલે આપણું બધા વળી સાંભળે ગંભીર થોડીક એમ હાસ્ય વગરની વાત હોય તો તરત ખુલી જાય બહુ મજા આવી હોય કથામાં પણ શેની મૂળ તો શું છે આ આ થાય છે શું કામ ખબર છે કુંભકર્ણની પત્નીનું નામ નિદ્રા દેવી છે કુંભકર્ણ મર્યો એટલે નિદ્રા દેવી રડતી રડતી રામને શરણે આવી કે હવે હું ક્યાં જાઉં એટલે ભગવાન રામચંદ્ર કે જો વિધવા બાઈ હોય ને એને ભજન કરાય કથા વાર્તા કરાય એવું કરાય માટે હવે જ્યાં જ્યાં અમારી કથા થાય ને ત્યાં તું સાંભળવા જાય બસ એટલે જ્યાં કથા મંડાઈ કે ધ્યાન ભજન શરૂ થયા એટલે ઓલી ની ઘરવાળી આવે આવે એટલે બધાને સુવડાવી દે કારણ કે વિધવાએ તો ત્યાં જ રહેવું પડે હરિભજનમાં પહેલો દુશ્મન અવરોધ એટેન્શનમાં કયો એક તો આળસ પ્રમાદ એ છે જ પણ ઊંઘ મુલ્લા નસરુદ્દીન મદ્રાસા ચલાવે મુસ્લિમ બાળકોને ભણાવે પણ અમુક અમુક લેસન આપે ને પછી મુલા હુઈ જાય ચોપડી આમ રાખીએ ને ટેબલ ઉપર માથું મૂકીને ખુરશી ઉપર લાંબા દઈને સુઈ જાય છોકરાઓ હોય ગજબ કોઈ તો એ પૂછે ગુરુજી તમે સુઈ ગયા હતા નહીં નહીં નહીં નહીં હું સૂતો નહોતો હું ક્યારેય સૂતો નથી અહીંયા તો હું સ્વર્ગલોકમાં જાઉં છું અહીંયા હું જ્યાં બેઠો હોઉં <coughs> મારી આંખો મીચાઈ જાય પણ હું સ્વર્ગલોકમાં જાઉં છું અને હું ત્યાં સ્વર્ગના દેવતા પાસે તમારી ઉન્નતિ માટે દુવા માગું છું લ્યો કેવું સરસ કવર ચડાવી દીધું તમારા માટે સ્વર્ગલોકમાં જાઉં છું ત્યાં તમારા માટે ઉન્નતિ માટે દુવા માગું છું માટે ઊંઘતો નથી ક્યારેય એવું નહીં એવો અવગુણ નહીં લેવાનો અભાવ લીધો અવગુણ લીધો તો મરી ગયા સમજો પણ તો તમે એવું કરો છો શું કામ પણ અવગુણ આવે એવું અવગુણ આવે એવું કરવું અને અવગુણ ન લેવો એમ જે વાતો કરવી બે મેળ ખરો પેલી ફરજ એ છે કે આપણે અવગુણ પછી અવગુણ આવે એવું ન કર્યું હોય છતાંય અવગુણ આવે તો એને અવગુણ લીધો કહેવાય હવે આપણે અવગુણ આવે એવું જ કરીએ અને પછી કે અવગુણ લ્યો છો તેમાં વાંક કોનો છતાંય સારી વાત છે જેની દ્રષ્ટિમાંથી કોઈનું કાંઈ જોવું જ નહીં એ નીકળી જાય તો એ ફાયદો છે એમાં કંઈ ના નથી પણ આવી જાય એવું બની શકે તમારા માટે સ્વર્ગલોકમાં જાઉં છું અને સ્વર્ગના દેવ પાસે તમારી માટે ઉન્નતિ માટે દુવા માંગુ છું છોકરા કે બહુ સારી વાત છે પછી કોણ બોલે પણ કે બધા છોકરા સરખા હોય ભાઈ એમાં એ મુલ્લાજી મુલ્લાના સુરુદ્દીન લેસન એવું આપતા હશે એક છોકરો સુઈ ગયો એટલે મુલ્લાએ કીધા સ્ટેન્ડ અપ ઉભો થા સુઈ ગયો તો નહીં નહીં નહીં ગુરુજી હું ક્યાં સુતો હતો હું તો સ્વર્ગમાં ગયો તો તું સ્વર્ગમાં તો કે હા હું એટલા માટે ગયો તો સ્વર્ગના દેવતાને મેં પૂછ્યું કે અહીંયા મુલ્લા નસરુદ્દીન આવે છે તો એમણે એમ કીધું કે ઈ કોણ અહીંયા કોઈ એવી વ્યક્તિ આવતી જ નથી અમે એને ઓળખતા જ નથી સપડાક એટલે બહુ પોલ લાંબી ચાલે સાવધાનીથી ધ્યાન ભજન કરવું આપણે આપણી જાતને ન છેતરવી બીજાને છેતરવાની વાત નથી એટલે ઊંઘ અવરોધ છે મોટો અને ગમે તેવા અભ્યાસ હોય તો એ ક્યારેક ક્યારેક ઊંઘ બગાડી નાખે છે માટે સાવધાની ત્યાં રાખવાની છે આપણે ત્યાં એવા સંતો અરે બહેનો એવા થયા છે હા ઊંઘ નડે જ ઊંઘ તો આવી જાય સ્વાભાવિક છે કારણ કે શાંતિ એ મનને ઊંઘ આપે છે અશાંતિમાં કોઈ દી ઊંઘી ન શકાય એટલે દવાનું નામ શું છે ઊંઘ માટેની પીરસનું ટ્રાન્કવિલાઇઝર શાંતિ વગર ઊંઘ આવે જ નહીં શાંત થાય એટલે તરત ઊંઘ આવે ધ્યાન અભ્યાસની ઝંખના હોય તો પેલો અવરોધ નડે તો ઘણા સાધુ આમ સાથળ ઉપર પથ્થર મૂકીને ધ્યાન કર્યા છે બહેનોએ ચોટલા ઘરની વળીઓ ખીલીઓ એની સાથે બાંધીને ધ્યાન કર્યા છે સેજ જોલું આવેલા તરત ખેંચાય કરનારા એ કર્યા છે ઊંઘ અવરોધ છે તો એટેન્શન પેલું આ પાર કરીને કરવાનું હવે બીજું છે કોન્સન્ટ્રેશન એકાગ્રતા એનો અર્થ શું એકાગ્ર આ ધ્યાનની શરૂઆતનો સ્ટેપ છે જેને આપણે ધ્યાન માની લઈએ છીએ બહુ વિગતથી સાંભળી લેજો આમાં લગભગ બધા આમ જ માનીને ચાલે છે પ્રતિપાદન પણ આવું જ થાય છે હકીકતમાં એ કોઈ ધ્યાન છે નહીં ધ્યાનની એક બેઠક કહી શકાય અને જેને શાસ્ત્રીય ભાષામાં દેશબંધ ચિતસ્ય ધારણા ધારણા કહી શકાય ધ્યાન એના પછી છે શું છે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું ચિહ્નો સંભાળવા સાથે સાથે ભગવાનનું નામ લેવું આટલું જ કરાવવામાં આવે છે ને એ ધ્યાન નથી ધ્યાન માટેની પૂર્વ ભૂમિકા છે ચિંતવન જરૂર છે સ્મરણ જરૂર છે મૂર્તિનું સ્મરણ છે ખરાબ નથી પણ એને ધ્યાન માનો એ થોડી ભૂલ છે યાદ રાખજો પણ એ લગભગ નથી કહેવામાં આવતું કદાચ એના મનમાં બધાને જે હોય તે હું એ માન વિચારવા નથી કંઈ કહેતો પણ એક એક ચીન સંભાળવું એક નામ લેવું એક ચીન સંભાળવું એક નામ લેવું વારા ફરતી એક એક ચિહ્ન સંભાળવા છે ને એને જ આપણે ધ્યાન કહીએ છીએ ને ધ્યાન નથી ધ્યાનની પૂર્વ ભૂમિકા છે સ્મરણ છે ચિંતન છે બસ ધ્યાન એના પછી છે ધ્યાન થાય એના માટે આ કરવાનું છે પણ એ કેમ કરવાનું છે એ શીખી લેવા જેવું છે ધ્યાનમાં આપણે પ્રવેશીએ એના માટે આ જરૂરી છે ધારણા કોન્સન્ટ્રેશન એકાગ્રતા સ્મરણ જેને કહો ચિંતન જેને કહો એ જરૂરી છે જ કેમ કરવું એ હું મારી સૂઝ પ્રમાણે તમને કહું છું તમને યોગ્ય લાગે તો લેવું ન લાગે કાઢ નાખ દસમા મધ્યના દસમા વચના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે ઘણા તો શું છે તરત છે ને પેલી અઘરી ધ્યાન પદ્ધતિમાં બહુ ચડી જાય અઘરામાં ચડવું નહીં બાપા એ સીધું કાંઈ એમ થતું નથી મધ્યના દસમા વચનામૃતમાં શ્રીજી મહારાજ શું કહે છે કે જેને ધ્યાન કરવું હોય એને યોગશાસ્ત્રનો આવો મત છે સાંભળજો શું કરવાનું તો પહેલા તો દ્રષ્ટિને ક્યાંક ફેરાવીને સ્થિર કરવી આવે છે કેટલું સરસ વાક્ય શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનની પ્રતિમા અને ચિત્ર પ્રતિમા કે મૂર્તિ અથવા બીજું કોઈ પણ પદાર્થ છૂટ જોવો ભગવાનની પ્રતિમા વાંચી લેજો ઘેરે મધ્યનું દસમું ઉચ્ચનામણ ભગવાનની પ્રતિમા અથવા કોઈ પણ પદાર્થ એમાં દ્રષ્ટિને ઠેરાવવી વૃત્તિ પણ નહીં દ્રષ્ટિને ઠેરાવવી ત્યાર પછી ધ્યાન કરવાની વાત કરે છે એમની જ ભાષામાં શું થયું આ ધ્યાન નથી ધ્યાન જુદું છે સમજાય છે વાત આ ધ્યાનની પૂર્વ ભૂમિકા છે એમાં શું કહેવું કે પહેલા તમે દ્રષ્ટિને ઠેરાવો એટલે દ્રષ્ટિ ઠેરાવવાનો અર્થ શું થયો ખુલ્લી આંખે કરો આ એક એક વસ્તુ હું ભલે ચીકણી લાગે પણ કહી દઈશ ખુલ્લી આંખે કરો સામે મૂર્તિ પધરાવો અથવા તો કોઈ પણ વસ્તુ રાખો ખુલ્લી આંખે એને દ્રષ્ટિથી જોઈ રાખો જેને કહી શકાય ત્રાટક કરવું હવે આપણે ત્રાટક ને ધ્યાન માંડીએ છીએ માંડવા જોઈ લો એટલી વૃત્તિ ઠેરાવો દ્રષ્ટિ એટલી ઠેરાવો એટલી ઠેરાવો એટલી ઠેરાવો તો શ્રીજી મહારાજ કહે દ્રષ્ટિ ઠેરાવતા ઠેરાવતા અંતઃકરણ સ્થિર થઈ જાય આવું થાય ત્યાર પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કર આ એના પછીની વાત છે હવે આપણે શું કરવાનું છે એક તો પેલા મૂર્તિની કોઈ પ્રતિમા પસંદ કરવાની અહીંયા તમને બિનજરૂરી હું એક વાત કરી રહ્યો છું પણ મને ગમે છે એટલે કહું છું આરસ અને ધાતુની જેટલી મૂર્તિઓ છે એ કરતા ચિત્ર મૂર્તિઓનું ધ્યાન કરવું વધારે સહેલું પડે હા અને ભક્તિ માર્ગની જો તમે વાત કરતા હો તો આપણને સહજાનંદ સ્વામી ધરતી ઉપર જે વિચરતા અને એનું જે સ્વરૂપ હતું એની જે ભાવભંગીમાં હતી એમનું જે શરીરનું સૌષ્ઠવ હતું એ જેમ હાલતા હતા ચાલતા હતા એ હરતી ફરતી મૂર્તિનું જે ચિંતન કરવું એવું બીજામાં સુખ ન આવે ઘરડા ગોપીનાથજી મહારાજને નિરખીએ પછી એ મૂર્તિમાંથી બ્રહ્માનંદ સ્વામીને માટે જે બહાર નીકળ્યા અને જે ઉમરા ઉપર આવીને ઉભા રહ્યા એને ઇમેજિનેશન કરવાનું છે એ કેવા લાગતા હતા એ છોગલા એ પાગ એ મૂર્તિ બસ એને મૂર્તિનું ચિંતવનમાં લાવ મને વર્ષોથી આ ઊભી મૂર્તિઓ ગમે છે આ સ્વરૂપ તો આપણે હમણાં પ્રાપ્ત થયું પણ તે પહેલા વર્ષોથી મારી પાસે આવી ઊભી એક ચક્ષુની મૂર્તિ છે પૂજામાં કોઈ બીજી પધરાવેલી એવી મૂર્તિઓ એ એમાં સુખ નથી આવતું મારી વાત છે તમને આવતું હોય તો ભલે પણ મને તો પૃથ્વી ઉપર સહજાનંદ સામે વિચરતા હતા એ જેવું રમણીય સ્વરૂપ હતું એને ધારવું એને વિચારવું એને નિરખતું રહેવું એમાં રસ આવે છે ઓરિજિનલ અને આપણી પાસે તો એ ઓરિજિનલ સ્વરૂપને નજર સામે લાવવામાં સામગ્રી છે ગોપીનાથજી મહારાજ બિરાજે છે એમના ભાવભંગીમાઓ એમની ભૂજાઓ એમના બધું છાતી સાથળ પિંડી ચરણ સરસ મજાનો આંગળીઓ હાથની ચરણની આંગળીઓ દર્શાય છે વચનાવના પરથારામાં વર્ણન છે કીર્તનોમાં વર્ણન છે આવી મૂર્તિઓનું સ્વરૂપ છે હમ મોટે ભાગે મૂર્તિઓમાં જુઓ એક નાની જમણા ગાલે છે ને નાનકડી ટીબકડી કરતા હોય છે હકીકતમાં શ્રીજી મહારાજને આવડો તલ છે આ મૂર્તિમાં જેવડો છે ને એવડો તલ છે આ ઓરિજિનલ વસ્તુઓને મનમાં લાવી અને પછી ધ્યાનની શરૂઆત કરે તો પેલા શું કરવાનું છે મૂર્તિ હું ટૂંકમાં જ કહી દઈ પણ છે જાણ જેને હવે ભાઈ દસ હજાર માંથી એકાદ બે જણા ધ્યાન કરે તેને કામનું છે બીજું તો મેં કીધું ભાઈ જેને જરૂર નથી એને આમાં સમજણ ના પડે અને પાછું રાતનો ભાગ છે સામે આપણને કોઈ પદાર્થ નહીં ફાવે પણ ભગવાનની મૂર્તિ સામે જ મૂકવી અને એને એકિત છે આમ જોઈ જ અહીંયા એક ભૂલ શું થાય છે શીખવાડવા વાળાઓથી કે મૂર્તિ રાખી જોઈ પછી આંખો બંધ કરી થોડી વાર ત્યાં જોવાની પછી મૂર્તિ હૈયા ઉતારવી આમ જ કે છે આમ ન કરાય કરે ભલે કરે મને જે લાગે છે એ કહું છું કોઈને ખોટા નથી કેતો પણ હું તમને બીજી રીતે કહેવા માંગુ છું દિવસો સુધી પેલા આમ જ કરો કરવું જ હોય તમારે તો તસલી આશ્વાસન લેવું હોય એક બે દિવસનું તો તમારે ફટાફટ ત્યાં ખડીક વાર જોઈ આંખો બંધ કરીને ત્યાં જોઈ વળી મૂર્તિને હૈયામાં લાવી થોડી વાર ધ્યાન કરો અને સમય પૂરો થાય હાશ ધ્યાન થઈ ગયું તો કોઈ વાંધો નથી પણ તમારે જો કરવું જ હોય તો ખુલ્લી આંખે દિવસો સુધી ત્યાં જ જોઈ લો એ મૂર્તિને જોયા જ કરો જોયા જ કરો બસ જોયા જ કરો અને વૃત્તિ ઠેરાવે જ રાખો હલે ને એ રીતે બસ જોયા જ રાખો જોઈએ જ રાખો જોઈએ જ રાખો જોઈએ જ રાખો જોઈએ જ રાખો ભલે બહુ તમે આંખ સહન ન કરતી હોય તો ક્યારેક પલક મારો બાકી શાસ્ત્રોમાં તો બધી ઘણી આકરી શરતો છે પણ એ રીતે દિવસો સુધી કરવાથી એ મૂર્તિનો આકાર આંખમાં ફોટો પડી જાય છે બસ હવે પછીના દિવસો સુધી શું કરવાનું છે કે મૂર્તિ પધરાવી થોડી વાર કદાચ ભૂલાઈ ગયું હોય તો ત્યાં જોઈને હવે બંધ કરી દેવાની આંખ બંધ કરીને એ જ જગ્યાએ જોયે રાખવા ત્યાં બહાર જ બંધ આંખે એ જ જગ્યાએ જે સ્વરૂપ જોયું છે તે જ જોતા જોતા દિવસો કાઢી નાખવાના અને ત્યાં ચિત્ર ઉપસી જાય એટલું પાકું કરવાનું અને એ પાકામાં શું કરવાનું છે બે વસ્તુ એક મૂર્તિને જુઓ નખથી શિખા અને શિખાથી નખ સુધી ઉપર નીચે આવર્તન કરો પાગ જુઓ વસ્ત્રો જુઓ બરાબર છે પછી ભાલ જુઓ મુખ જુઓ આપણે જે ગણાવીએ છીએ એમ એક એક અવયવો જોતા જોતા નીચે આવવાનું વળી ઉપર જવાનું વળી નીચે આવવાનું વળી ઉપર જવાનું આ જ કરવાનું પછી થોડા વખત પછી થોડા થોડા ચિહ્ન ઉમેરવા ગણાને જાજા બધા ચિહ્ન ઉમેરવાનું લાંબુ ધ્યાન ગણાવવાની બહુ કોશિશ હોય છે એની જરૂર નથી કરો તો મને વાંધો નથી ઓછા ચિહ્ન રાખો જમણા ગાલની ટીપકડી રાખો ડાબા કાનનો કર્ણમાં ચિહ્ન રાખો કંઠના ખાડામાં તિલ રાખો આ જમણે પડખે ચાર તિલ રાખો નાભી ત્રિવળીને નાભી ઉપર એક તિલ રાખો સાથળ રાખો ડાબો ગોઠણ રાખો એની પડખે તીર ચિહ્ન છે એ રાખો જમણા ચરણના અંગૂઠા એની અંગૂઠામાં લાલ રેખા છે એ રાખો જમણા ચરણની બહારની ટચલી આંગળી એક નાનકડો તિલ છે એ રાખો સોળ ચિહ્ન રાખો બસ આટલામાં જ રમે રાખો જાજો ગૂંચવાડો પહેલા શરૂઆત ન કરો એમ જોતા જોતા જોતા જોતા જોતા જો પછી તમને ચિહ્ન ઉમેરવા હોય વધારે તો ઉમેરો એની સાથે નામ લ્યો જરાય વાંધો નથી એક એક ચિહ્ન સાથે એક એક નાસી નાસિકા જુઓ નેત્ર જુઓ ભ્રકુટી જુઓ એક એક નામ બોલો બબે નામ બોલો પાંચ પાંચ બોલો અરે એક એક માળા કરો કોઈ વાંધો નહીં પણ ધ્યાન નથી એ એ ચિંતન છે ધ્યાનની પૂર્વ ભૂમિકા છે જેટલું કરવું એટલું કરો જેટલા નામ લેવા એટલા લ્યો જેટલી એક ચિહ્ન ઉપર માળા કરો કોઈ વાંધો નહીં કરી રાખો એમ કરતા કરતા ચિહ્ન સહિત આખી મૂર્તિ વસી ગઈ બંધ આંખે પણ ત્યાં દેખાય છે હવે ત્યાંથી મૂર્તિ ઉઠાવવાની છે આને ઉઠાવીને ધીમે ધીમે ધીમે ધીમે ધીમે નેત્રના બંધ દરવાજામાંથી હૈયામાં ઉતારવાની છે અને આ જે આખો છાતી પ્રદેશ છે એ આપણે કહ્યું એમ અનાહત પ્રદેશ છે એ ઉર પ્રદેશમાં હૃદયાકાશમાં ए भगवान ने विराजमान करवा हवे ध्यान शुरू करवा हवे ध्यान कोने केहवाय हकीकत में ध्यान એટલે ત્યાં એક પણ વિચાર નઈ સાહેબ ચિન્નો પણ વિચાર નઈ કઈસ દે નય નામ જો જો નામ જતમે કરશો તો સ્મરણ થઈ જઈ કઈસ દે શું કરવાનું જોઈએ જ રાખવાનું બસ મૂર્તિની સામે જોઈ વચનામર ખોલી ખોલીને તમે જોઈ લેજો આમાં કઈ ફેર નીકળે મન ભોન કરજો મહારાજ કે અંતરદ્રષ્ટિ શું મૂર્તિની સામે જોઈ રહ્યો બસ જોઈ જ રહેવાનું એમાં એક ચિહ્ન એક અંગ બદલી અને જો બીજા અંગ ઉપર જશો એક ચિહ્નનું ચિંતન કરી બીજા ચિહ્ન ઉપર જશો તો વિચાર આવશે વૃત્તિ ડોલે છે ને એ ડોલે છે એ ધ્યાન નથી ડોલવા નહીં દેવા સમગ્ર મૂર્તિને નિરખે રાખવાનું આખી જ જેમ મહારાજે વરતાલના ચોથામાં કહ્યું કે જેમ કોઈ આખું શિખર જોઈએ મંદિરનું પહાડ જોઈએ એમ આખી મૂર્તિને જોવાની અઘરું પડતું હોય તો એક મુખારનિંદ ઉપર સ્થિર થઈ જાય બસ પછી જે જોઈએ રાખવું અને કોઈ વૃત્તિને સહેજ પણ હલવા ડુલવા ન દેવી એને કહેવાય મેડિટેશન આ ધ્યાન જ્યાં કોઈ વિચારના સ્પંદનો રહેતા નથી એ ન થાય ત્યાં સુધી બધું સ્મરણ છે ચિંતવન છે હા એને એ તો માનસિક પૂજાની ધ્યાન કહેવાય છે હે કહી શકાય પણ ધ્યાનની શરૂઆત છે માનસી પૂજા એ ધ્યાનની શરૂઆત છે પણ ધ્યાન પર્ટિક્યુલર નથી કોઈ ખોટું નથી સમજાય છે ને મારી વાતના ઊંધા નથી કરતા ને તમે આગલું કરો છો ખોટું છે એવું નથી પણ જે ધ્યાન છે એમાં કોઈ વિચાર નથી અને વૃત્તિને ડોલવા દેવાની નથી આખી મૂર્તિને સળંગ જોઈ જ રાખવાની અથવા તો એકાદ મુખારવિંદ જે તમને ઠીક છે તે અંગમાં સ્થિર થઈ જવું એનું નામ ધ્યાન છે કોઈ વિચારો નહીં કોઈ સ્પંદનો નહીં એમ જોતા જોતા સ્થિર થવું એનું નામ ધ્યાન છે અને એમ સ્થિર થાય ત્યારે ખજાનો ખુલે છે અને પછી શું થાય છે અદભુત થાય છે કહી દેવું છે બહુ સરસ થાય બે જ વાત જલ્દી જલ્દી લઈ લો કારણ કે પછી આગલો વિષય બદલી જાય છે ભાવનગરમાં રાજાભાઈ હતા અહીંથી પછી ખજાનો ખુલે છે સાહેબ એટલે મેં તમને અસલ જે ધ્યાન જે શાસ્ત્રીય ભાષામાં વચનામૃતની ભાષામાં જે ધ્યાન છે ભગવાન દાસજી સ્વામી ધ્યાન કરતા પછી ગુણાતીતાનંદ સ્વામીને કીધું સ્વામી નાભી આવું છું અને પછી નીકળાતું નથી બસ એમાં બ્રહ્માય હલવાઈ ગયો હતો થઈ ગયા સ્થિર ત્યાં એક અંગ તો એક અંગ બસ પછી સ્થિર નિશ્ચલ ચિત્ત થઈ જાય આ ધ્યાન છે જોઈએ જ રે જોઈએ જ રે સમગ્ર મૂર્તિને જોઈએ અંત બંધ આંખે પૂરતો પેલા ખુલ્લી આંખે અભ્યાસ બહાર અભ્યાસ અને પછી અંદર જોઈ રહેવું નિર્વિચાર હલાડુલા વગર એક ચિહ્નથી બીજા ચિહ્ન એક અંગથી બીજા અંગ ઉપર નહીં જવાનું વચ્ચે કોઈ નામ સ્મરણ નહીં કરવાનું જો નામ સ્મરણ કરો છો તો ભજન છે ધ્યાન નથી ખોટું કશું નથી ખરાબ કશું નથી પણ તમે ધ્યાન જે કહો છો એ ધ્યાનમાં આ છે જોઈ જ રહેવું અને નિષ્પંદન થઈને વળગીને સ્થિર થઈ જવું એ ધ્યાન છે તો ભાવનગરના રાજાભાઈ હતા ये ध्यान करता था राजा भाई भावनगर ना सांभ आ लखी लेज एटू काट नाज ध्यान करता था रात्र ध्यान करता करता स्थिर थे एम दरवाजो खुल अक्षरधाम देखा सहजानंद स्वामी देखा મુક્તો દેખાણ ત્યાં તો જુનાગઢના ઝીણાભાઈ દેખાણ અને સુખ સુખ સુખ સુખ સુખ કેટલી વાર સુધી મહારાજનું મુક્તોનું આ બધું દર્શન કર્યું પછી શ્રીજી મહારાજે કીધું રાજાભાઈ હવે તમે અહીંથી જાઓ તો કે ના મહારાજ મારે નથી જવું મને બહુ ગમે છે તો કે ના તમારે જવું પડે બહુ આગ્રહ કર્યો એટલે કે પછી હું ને ઝીણાભાઈ બે જશું શ્રીજી મહારાજ કે જીણાભાઈ તો નહીં આવે તો મને શું કામ કાઢો છો મહારાજ કે જીણાભાઈએ તો દેહ મૂક્યો એને અમે તેડીને અહીંયા લાવ્યા છે એ દર્શન તમને કરાવવા અમે આ દરવાજો ખોલ્યો મહારાજ અમને કોઈને ખબર નથી તો પછી પડશે અને પછી મહારાજે એમને મોકલ્યા જબરદસ્તી દેહમાં આવ્યા બધા હરિભક્તોને વાત કરી એ ઝીણાભાઈ તો દેહ મૂકી ગયા અને શ્રીજી મહારાજે ત્યાં એમને કહ્યું કે આટલા આટલા સંતો જુનાગઢમાં મેં રોક્યા છે ત્યાં એના બધાના નામ આપ્યા આ બધી વાત કરી હવે તે દિવસ તો મોબાઈલ નહોતા ફોન નહોતા કશું નહોતું બીજે દિવસે પછી સમાચાર આવ્યા કે ઝીણાભાઈ ધામમાં ગયા છે અને જેટલા સંતો કહ્યા હતા એટલા બધા જુનાગઢ હતા ત્યારે હરિભક્તો હરિભક્તોએ માન્યું કે ના વાત સાચી છે જો દરવાજો ખુલ્યો ને હે બાપા હજી એક બીજી વાત કહું એક બે જ વાત કરી દઈશ મેં વિરસદવાળા જ્ઞાન સ્વામીની વાત કરી હતી એ તારીખ બાર બે ઓગણીસો ને પંચોતેર માં ધામમાં ગયા વિરસદવાળા જ્ઞાન સ્વામી એ દિવસની ઘટના બોરસદમાં ડોક્ટર ઘનશ્યામભાઈ રાવળ હતા ખૂબ સ્વામીના સ્નેહવાળા એ સવારે ધ્યાન કરવા બેઠા જેવા સ્થિર થયા શ્રીજી મહારાજ ઉઠીને હાલતા થઈ ગયા ધ્યાનમાં ધ્યાનમાં વાત સમજાય છે તમને ધ્યાન કરતા હતા અંધ આંખે સ્થિર થયા મૂર્તિમાં શ્રીજી મહારાજ એકદમ ઉભા થયા ઉભા થઈને હાલતા થયા અને એટલું બોલ્યા મારે વિરસદ જવું છે એકદમ જાગી ગયા પૂજા કરવાય રોકાણા નહીં બધું લઈને દોડતા વિરસદ આવ્યા એને થઈ ગયું કાં સ્વામી ધામમાં ગયા અને કાં જવાના આવીને પહોંચ્યા ત્યાં સ્વામીને જોયા કે ના ગયા તો નથી પણ જવાના નક્કી ઉઠીને વિરસદથી અહીં આવ્યા છે મારો બાપ ત્યાં જ એ ડોક્ટર ઘનશ્યામભાઈ ખૂબ સેવા કરતા અને ભાવથી એટલે તરત ત્યાં સેવામાં રોકાઈ ગયા એ જ દિવસે એ સવારે પહોંચ્યા એ દિવસે રાત્રે જ સવા દસ વાગે જ્ઞાન સ્વામી એમની હાજરીમાં જ દેહ મૂક્યો આ હુકમના પત્તા ખુલે છે હું બધા નહીં કહું અમુક જ કહીશ જીવનની સમસ્યાઓના ઉત્તર ધ્યાનમાં મળે છે ઓળખતા આવડે તો તમારા પ્રશ્નોના ઉત્તર મળે પકડતા આવડે તો ત્યાંથી જ ઉત્તર મળે માર્ગદર્શન મળે સીધા જવાબ મળે સીધા સંકેત મળે સીધા રસ્તા મળે સીધી પ્રેરણા મળે તમારા મૂંઝવતા પ્રશ્નોના જવાબ મળે ત્યાં મળે દરવાજા છે આ વાત તો છે ને ઓગણીસો ને પંચોતેર ની છે પણ આપણે નારાયણ ભગત ધામમાં ગયા ને કોઈને કીધું નથી મેં હજી નામઠામ તો આપીશ જ નહીં બધે હું અમુક વસ્તુ નામઠામ નથી આપતો એની પાછળના રહસ્યો જ છે પણ ખોટું જરાય બોલતો નથી હા પ્રદેશમાં એક ભાઈ એ ધ્યાનમાં બેઠા ત્યાં મહારાજ બોલ્યા મારે નારાયણ ભગત પાસે જવું છે આપણો પરિચિત આપણા ગુરુકુળ પરિવાર પરિવારનો હરિભગત એને મને ફોન કરીને વાત કરી એ જ દિવસે નારાયણ ભગત ધામમાં ગયા ખુલે છે ને દરવાજા એ કરી ભગત અમદાવાદમાં છે થોડા વખત પેલા મારી પાસે આવીને વાત કરતા કરતા રડવા માંડ ધ્યાનમાં બેઠા એમાં શ્રીજી મહારાજ ઉઠી મુક્તાનંદ સ્વામીને પગે લાગે પછી ઢોલીએ બેઠા આ પેલા હરિભગતે મને વાત કરતા કરતા બિચારા એટલા રડે એક તો ઓલો ભાવ અને બીજું એને એમ બે બાબતનું કે સહજાનંદ સ્વામીને આપણા બાપને મુક્તાનંદ સ્વામીનો કેવો ગુરુભાવ કેવો મહિમા અને સાધુઓનો ભક્તોનો એને ભજનારાઓનો કેટલો મહિમા છે કે એને આપણો બાપ પગે લાગે છે હે હા દરવાજા આ તો બધી લિમિટેડ વાત કરી છે પણ બધી વસ્તુઓ આ મેડિટેશનમાંથી જ નીકળે છે પણ એ કયું મેડિટેશન આવ અને ગહન અઘરું નથી શબ્દ ગહન એટલે ઊંડાણ વાળું એટલું કહેવાની વાત છે એ ધ્યાન કરવાનું સમાધિ થાય કે ના થાય એની કઈ જરૂર નથી પણ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ છે પણ ધ્યાન સુધી આટલી વાત કરી અને શંકરાચાર્યજીએ જે શ્લોક આપણે લીધો છે એમાં કયું છે પ્રાણાયામમ પ્રત્યાહારમ નિત્ય નિત્ય વિવેક વિચારમ જાપ્ય સમેતમ સમાધિ વિધાનમ કુરુ અવધાનમ મહદ અવધાનમ આટલું કરો અને એક શબ્દ રાખી દીધો છે અમે કયો પકડાણો નિત્યા નિત્ય વિવેક વિચારમ હમ હવે એ સત્સંગ શરૂ થાય છે એ એ વાત હવે આજે નહીં પણ આવતા શુક્રવારે એ શબ્દ ઉપર વાત લઈશું અહીંયા આટલું બસ સજાનંદ સ્વામી મહારાજ વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો